આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું તોતેરમું સેવન્ટી થ્રી વચનામૃત શ્રવણ કર્યું પરંતુ આપણને આગલી સભામાં આગલા પ્રવચનમાં ગરડા પ્રથમ પ્રકરણનું બોતેરમું સેવન્ટી ટુ વચનામૃતનો એક મુદ્દો બાકી છોડેલો છે એ મુદ્દો એ છે કે પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે જો વ્યભિચાર કરે તો એને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે એટલે જ્યાં આપણે છોડ્યું છે ત્યાંથી શરૂ કરવાનું છે પણ આ તોતેરમું વચનામૃત એના પછીનું એ પણ એને સંબંધિત જ છે અને એના સંદર્ભમાં જ સંતોએ શ્રીજી મહારાજની સાથે ચર્ચા પ્રશ્નોત્તર કરેલા છે એટલે મુદ્દો એક છે તો જો એ છોડેલું છે ત્યાંથી શરૂ કરી અને પછી તોતેરમું વચરામૃત આપણે જોડી દઈશું તો મૂળ જે છોડેલો ભાગ હતો તે બોતેરમાં વચનામૃતમાં છે પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે તો એને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે વ્યભિચાર એટલે એડલ્ટરી જાર કર્મ અનૈતિક સંબંધો બાંધે સ્ત્રી પુરુષો તો બ્રહ્મહત્યાનું પાપ લાગે છે બ્રહ્મહત્યા એટલે બ્રાહ્મણની હત્યા પણ કેવો બ્રાહ્મણ વેદવિદ્યા સંપન્ન અને શમ દમ તપ ક્ષમા આદિક એવા બાર લક્ષણો જે કયા છે એ બાર લક્ષણે યુક્ત બ્રાહ્મણ હોય એવા પવિત્ર બ્રાહ્મણ એની કોઈ હત્યા કરે ને જેવું પાપ લાગે એવું પાપ આ પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે કોઈ વ્યભિચાર કરે દુર્ભાવ કરે કુદ્રષ્ટિ કરે તો પાપ એવું લાગે છે તેમાં પેલી સ્ત્રી કે જે શરણે આવી હોય પોતાને શરણે આવી હોય એવી સ્ત્રીની સાથે જો વ્યભિચાર કરે તો બ્રહ્મહત્યાનું પાપ લાગે કોઈ સંજોગો વસાદ કોઈ સ્ત્રી આશરા માટે આવી હોય ક્યાંક જતી હોય રસ્તો ભૂલાઈ ગયો હોય વાહનની અગવડતા ઊભી થઈ હોય અંતરિયાળ અટકી જવું પડ્યું હોય અને પછી કોઈને પાસે જઈને રાત વાસો કે આશ્રય માગે અને રહે તો શરણે આવી છે ને અથવા તો ક્યાંય એવું તોફાન ફાટી નીકળ્યું હોય અને જીવ બચાવવા માટે કોઈની પાસે ઘરમાં આશ્રય માગે તો શરણાર્થી છે અથવા કોઈને ઘરમાં ક્લેશ થયો હોય પિયરિયામાં કે પછી સાસરામાં અને ઉતાવળે પછી ઘર છોડીને નીકળી જાય પછી કોઈને ત્યાં આશરો લે તો આ બધી શરણે આવેલી સ્ત્રીઓ એનું રક્ષણ કરવાનું ધર્મ છે એની જગ્યાએ રક્ષક જો ભક્ષક બને એનું શોષણ કરે ગમે તે પ્રકારે યુક્તિ પ્રયુક્તિ લોભ લાલચ કે જે તે પ્રકારે તો એની સાથે વ્યભિચાર કર્મ કરનારને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે બીજી સ્ત્રી છે તે વિશ્વાસુ સ્ત્રી વિશ્વાસુ સ્ત્રી ખાસ કરીને સગા સંબંધીઓની હોય છે કાકા બાપા મામા ભાઈ વગેરેની દીકરીઓ બહેનો પુત્રવધુઓ વહુઓ આ બધી સ્ત્રીઓ સંબંધીને નાતે નજીક રહેતા હોય છે અને અંદરથી વિશ્વાસ હોય છે કે આ પુરુષ મારી સાથે કંઈ ખોટું નહીં કરે હવે એને એ વિશ્વાસનો ભંગ કરવો અને જે તે પ્રકારે ફસાવવી અને દુરાચાર કરવો વ્યભિચાર કરવો એ બ્રહ્મ હત્યાનું પાપ છે બ્રહ્મહત્યાનું પાપ છે જ અને સાથે સાથે ગોત્ર છે ને કુળ છે એટલે ગોત્ર હત્યાનું પણ પાપ લાગે છે એટલે આજના સમાજમાં બધી મર્યાદાઓ ઘણી બધી તૂટતી જાય છે ત્યારે ખાસ આવા પાપને નજરમાં રાખવા જોઈએ કે નજીકના સંબંધના જે સ્ત્રી પુરુષો હોય એમાં પવિત્રતા જ હોવી જોઈએ ઘણી વખત કોઈ મહિલાઓ કોઈની સાથે લગ્નનું નક્કી થયું હોય ને પછી ભાંગી જાય લગ્ન ફોક થાય તો દિલથી થોડા પેલા ઘવાઈ જાય તો વળી કોઈની આગળ હળવું દિલ કરવા માટે વાત ખોલે તો એનો ગેરલાભ પણ ઘણા ઉઠાવતા હોય છે હવે એણે વિશ્વાસે દિલ ખોલ્યું અને એને જ એની સાથે શોષણ કરવું એ બ્રહ્મહત્યાનું પાપ છે આવું પણ સમાજમાં ઘણું થતું હોય છે ત્રીજી સ્ત્રી છે તે વિધવા સ્ત્રી છે વિધવાનું તો રક્ષણ કરવું જોઈએ શ્રીજી મહારાજે કહ્યું કે એનું વિધવાનું મન ચંચળ થાય ચલિત થાય કુમાર્ગે જતું હોય તો ઉલટાનું એને સમજાવીને પણ ધર્મમાં રાખવી કારણ કે એના તો બહુ જ મોટા બુરા પરિણામો આવે એટલે એવી વિધવાને સહારાની જરૂર હોય તો કોઈ મદદને બહાને કે જે તે પ્રકારે એનો ગેરલાભ કોઈ ઉઠાવે તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે પછી પતિવ્રતા ચોથી સ્ત્રી તે પતિવ્રતા પતિવ્રતાને તો એના પતિ સિવાય બીજી ક્યાંય મન છે નહીં તો એ પોતે જાતે તો કંઈ ભ્રષ્ટ થાય નહીં અને જો જાતે એનું મન ચલિત થતું હોય તો એ પતિવ્રતા કહેવાય નહીં પણ ખરેખર શુદ્ધ ભાવથી પોતાના પતિમાં જ જેનું મન છે બીજે ક્યાંય ગમે તેવા હોય રૂપ યૌવન યુક્ત પુરુષો તો પણ એનું મન વિકારગ્રસ્ત નથી થતું એવી પતિવ્રતાને પણ કોઈ પણ સંજોગે ફસાવવી બળજબરી કરવી જે તે પ્રકારે એની સાથે ધર્મભંગ કરવો એ બ્રહ્મહત્યા જેવું પાપ છે અને પાંચમી સ્ત્રી તે પોતાની પત્ની પરણીતા સ્ત્રી એને કોઈ વ્રત ઉપવાસ હોય અને એની અનિચ્છા હોય પતિની નજીક જવાની છતાં પણ પુરુષ એના વ્રત ઉપવાસને અવગણના કરીને જો એનું વ્રત ભંગ કરાવે તો એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે પોતાની પત્ની સાથે અનિચ્છા પણ વ્યભિચારનું પાપ લગાડે છે ઘણી બધી આમાં વાત છે તો આ પાંચ પ્રકારની સ્ત્રીઓ પણ અહીંયા એવું નથી સમજી લેવાનું કે પાંચ પ્રકારની સ્ત્રીઓ સિવાય બીજી બધી સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરે તો એમાં કોઈ દોષ નથી કારણ કે એક જણો નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જનતો તેને કહે પરસ્ત્રી માત સમાન પરધન પથ્થર પરસ્ત્રી માત સમાન તો એનો અર્થ એવો એ કરતો કે પરસ્ત્રી માત સમાન એટલે બાવન સ્ત્રી માત સમાન બાકી ત્રેપનનો વાંધો નહીં એટલે એવું કોઈ ભાષ્ય નથી આમાં કરવાનું કે પાંચ પ્રકારની સ્ત્રીઓ સિવાય બીજી બધી સ્ત્રીઓ સાથે વ્યભિચારની છૂટ છે વ્યભિચારની છૂટ ક્યારેય નથી પરિણા વગર કોઈ પણ સ્ત્રી કે પુરુષ પતિ પત્નીના સંબંધની રીતે વર્તે એ વ્યભિચાર છે અને એ વ્યભિચાર એ પાપ છે શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે વ્યભિચારોનો કર્તવ્ય પુંબી શ્રીવિશ્ચ મામ શ્રીતે અમારે આશ્રિત એવા સ્ત્રી પુરુષો કોઈએ વ્યભિચાર કરવો નહીં બધા ધર્મોમાં બધા જ પછી બૌદ્ધ ધર્મ હોય ખ્રિસ્તી ધર્મ હોય ઇસ્લામ હોય બધા માટે વ્યભિચારની વાત તો આવે છે કે વ્યભિચાર ન કરો એ પાપ છે પણ આજે આઘાતજનક બાબત એ છે આજનો સમાજ એવો જે મોટા ભાગનો નિર્મિત થઈ ગયો છે એની આઘાતજનક બાબત એ છે કે આજે મોટા ભાગનો સમાજ કોઈ વ્યભિચારને પાપ ગણતું જ નથી ઉલટાની એવી સુફિયાણીઓ વાતોનો પ્રચાર થાય છે કે એમાં પાપ શું સ્ત્રી પુરુષની અરસપરસની સંમતિ હોય તો પછી પતિ પત્નીની રીતે વર્તે ભલે નથી પરિણામ તો એ તો એક પ્રેમનો સ્વીકાર છે અને એ તો સારી વાત છે એમાં પાપ શું હા જો અરસપરસની સંમતિ ન હોય અનિચ્છા હોય અને કાંઈ બળજબરી થાય એકતરફી પેલો ખેંચાણ રે અને કંઈ અઘટિત કરે તો એ પણ એમાં પાપ નથી પાપ શું વળી પાપ જેવું આમાં પાપ શું એમ આ તો બધી સહજ વસ્તુઓ છે એમાં પાપ શું હોય કુદરતની સૃષ્ટિ છે તો એમાં કંઈ પાપ નથી આ બધો ધર્મગ્રંથોમાં અને સાધુ સંતોની સભામાં શોભે બાકી કંઈ પાપ જેવું કંઈ નથી હવે શું કેવું અને આવો સમાજ છે જ ને મોટે પાયે છે અને આવી જ બધી શિક્ષાઓ ચાલે છે તો શું વ્યભિચાર પાપ નથી એ કેવળ ધર્મગ્રંથોની જ વાત છે અનૈતિક સ્ત્રી પુરુષોના સંબંધો વ્યભિચાર સંબંધો પ્રેમ પ્રકરણો એનાથી રોજબરોજ કેટલી માનવ હત્યા થાય છે એ પાપ નથી કોઈની સાથે આડા સંબંધો બંધાયા હોય તો ત્યારે એ સ્ત્રી જ પોતાના પતિનું ક્રૂર રીતે હત્યા કરાવી નાખે છે એ પાપ નથી જેની સાથે મંગળ ચાર ફેરા ફેરા જેને વચન આપ્યું વફાદારી નિભાવવાનું જેની અગ્નિની સાક્ષ્ય પ્રતિજ્ઞા લીધી એને જે ક્ષુલ્લક વિષયોના ભોગ માટે પોતાના પતિને કચુંબરની જેમ કપાવી નાખે છે એ પાપ નથી અને મૂર્ખાઓ એમ કહે છે કે વ્યભિચારમાં કોઈ પાપ નથી જરી ખોટું જરી ખોટું છે તારો બાપ ડોબા આમાં જરીક ખોટું થાય છે કોઈ એવા આડા સંબંધોને લીધે વચ્ચે પોતાના પ્રિય બાળકો આવતા હોય તો બાળકોને કાપી નાખે છે આવા આડા સંબંધોને લીધે કેટલી ગર્ભ હત્યાઓ થાય છે લાખોની સંખ્યામાં થાય છે લાખોની સંખ્યામાં થાય છે એ ગર્ભહત્યા એની વિડીયો ફિલ્મ પણ મળતી હોય છે મેં કાંઈ જોઈ નથી પણ મેં બધું લિટરેચરમાં વાંચ્યું છે તમે જોઈ ન શકો જ્યારે હથિયારો એ કુસુમ માસુમ બાળકને અડે છે ત્યારે એવી તીણી ચીસો પાડતું હોય છે અને માવતર થઈને પોતે જ એને કપાવી નાખે પતિ પત્નીના સંબંધો અનૈતિક હોય છે અધાર્મિક હોઈ શકે પણ કોઈ બાળક અધાર્મિક નથી કોઈ બાળક પાપિષ્ઠ નથી અને એને ગર્ભમાં કાપી નાખવું દી ઉગે અને દી હાથમે ત્યાં સુધીમાં હજારો આવી રીતે બાળકોની કત્તલ આવા સંબંધોથી થાય છે વ્યભિચારે પાપ નથી નહીં કેટલા બાળકો આવી રીતે ગેરકાયદે અનૈતિક સંબંધોથી વિવિચારથી જન્મે છે એને જ્યાં ત્યાં ફેંકી દે છે જાણે કચરો હોય અને કચરાઓમાં જ નાખ્યા આવે છે કોઈ જગ્યાએ અને કૂતરાઓ આવીને એને ફાડી ખાય છે અને કહો છો વ્યભિચાર કોઈ પાપ નથી ઘણીવાર ભાગ જોગે કોઈ એવું બાળક વળી કલાકો પછી જીવતું મળી આવે છે પણ એ કલાકો સુધી એ જે બાળક તરફડતું હોય છે એ કોઈ પાપ નથી નહીં આવા અનાથ કેટલાય બાળકો માવતરનો પ્રેમ પામ્યા વગર અનાથ આશ્રમમાં કે જ્યાં ત્યાં જિંદગી બસર કરે છે જેની જિંદગીમાં એણે તો કોઈ દી માવતરનું સુખ માતાને છાતીએ લાગીને વળગવાનું સદભાગ્ય એ જેણે છીનવી લીધું એ પાપ આજે કેટલા હર્યા ભર્યા સુખી પરિવારોમાં આ વ્યભિચાર આડા સંબંધોને કારણે કેટલાના ઘર ઉજળી જાય છે કેટલા સંતાપ થાય છે કેટલી કોર્ટ કચેરીઓ થાય છે કેટલા લોકો અરસપરસ લડે છે અરે એક વફાદારી ભર્યું દાંપત્ય સમાજમાંથી જીવનમાંથી અદ્રશ્ય થવા માંડ્યું છે અને એક સંતપ્ત સમાજ કે ક્યારે ભાગી જશે કાંઈ ખબર નથી આવો એક સંતપ્ત સમાજ પેદા કરી દીધો એ કોઈ પાપ નથી તો શું છે આવા સંબંધોને કારણે એડ્સ જેવા ભયંકર રોગ સમાજને ભેટ આપ્યા અને માણસને રીબાવી રીબાવીને મારી નાખવાના એક ફેલાવા કર્યા અને કહો છો કે વ્યભિચાર કોઈ પાપ નથી આવા એડ્સગ્રસ્ત પુરુષો થકી દંપતી થકી જે બાળકો જન્મે છે જન્મતાની સાથે આવા ભયંકર રોગ લઈને આવે છે એ બાળકની આખી જિંદગી એનું કોઈ પાપ નથી આવું કેટલું તમને ગણાવું ભાઈઓ એક નિર્મળ રીતે સમાજમાં પતિ પત્ની સ્ત્રી પુરુષો મર્યાદાથી જો જીવવા માંડે તો સમાજ કેટલો સ્વસ્થ અને શાંત થઈ જાય એટલે મોટાભાગના કોર્ટમાં કેસ છે ના છે હિસ્ટ્રી જુઓ તમે શેના છે સ્ત્રીઓના લફરાના જ છે એટલે વ્યભિચાર કર્મ છે એ જ સમાજની શાંતિને ડહોળનારું મોટું પાપ કર્મ છે એટલે વ્યભિચાર એ પાપ છે આ તો આપણે એક ખાલી સામાજિક દ્રષ્ટિએ વ્યભિચાર એ પાપ છે એની વ્યાખ્યા કરી પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યભિચાર એ મોટું પાપ છે પાપનો અર્થ આધ્યાત્મિક દ્રષ્ટિએ શું કે જે કર્મ આપણને ભગવાનથી દૂર લઈ જાય એ પાપ વ્યભિચાર આપણને ભગવાનની નજીક લઈ જાય પછી ગમે તે પ્રકારનો હોય ભગવાનથી દૂર લઈ જાય એ કર્મ એ પાપ એટલે તુલસીદાસજીએ લખ્યું છે જહાં કામ तहाँ નહીં રામ ને જહાં રામ तहाँ નહીં કામ તુલસી દોનો નવ રહે રવિ રજની એકઠામ રાત અને દિવસ કોઈ દિવસ ભેળા રહી શકે નહીં મનમાં કામુકતા છે તો ભગવાન ઈશ્વર મનમાં નથી ને મનમાં રામ છે તો પછી કામ નથી એટલે આપણે કહેવાયું છે ને કે હાથે માળા કોટે માળા હાથમાં માળા હાથે માળા કોટે માળા એટલે ડોકમાં માળા હાથે માળા <clears throat> કોટે માળા માળા હાથને કાંડે જાવું તું તો વૈકુંઠમાં પણ રોકી રાખ્યા ના એ હું નહીં બોલું એના માટે સારો શબ્દ બોલું જાવું તું તો વૈકુંઠમાં પણ રોકી રાખ્યા વામે વામા એટલે સ્ત્રી પેલું ન બોલાય કારણ એનો દોષ નથી ને દોષ જે વાહે પીડ્યો છે એનો છે એટલે રોકી દે છે કામુકતા ભગવાનની પાસે જવા નથી દેતી શાસ્ત્રોમાં કહેવાયું છે કામીની જિજ્ઞાસા કામીની એટલે સ્ત્રી જિજ્ઞાસા એટલે ઈચ્છા કામીની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની મનમાં સ્ત્રીનો એક જોરદાર આવેગ ઉઠી જાય પછી બીજી બધી ઈચ્છાઓ એક બાજુ થઈ જાય મોટા મોટા ઋષિઓ ભજન કરનારા જ હતા પછી ભજન થાય નારદજી બેસીને કેટલું ભજન કરે ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ કેવા તપશ્ચર્યા પણ વિશ્વ મોહીને જોયા પછી વિષ્ણુનું ધ્યાન જ છૂટી ગયું ઉલટાનું લગ્ન કરવા ન થયા લગ્ન કરવાનું ન થયું તો વિષ્ણુને આવડી આવડી દીધી ટોપરા જેવડી કે તે મને આમ પરણવા ના દીધા ભગવાનથી દૂર લઈ જાય છે વિષયોના વેગ લાગે પછી ભજન થાય નહીં ગુણાતીતાનંદ સ્વામી કે પછી તો અખંડ વિષયોનું ધ્યાન થાય પણ ભગવાનનું ધ્યાન થાય નહીં ઋષિમુનિઓને એવું જ થયું નહીતર જો ભજન તો બહુ કરતા હતા સ્થિતિવાળા હતા પણ હવે જેની જેને આ આ થયું તો પછી ભગવત ભજન છૂટી જાય એટલે અધ્યાત્મ માર્ગમાં કામુકતા વ્યભિચાર એ પાપ છે એટલે ધર્મમાં અધ્યાત્મમાં બ્રહ્મચર્યનો મહિમા એટલા માટે છે કે બ્રહ્મચર્ય પાળે તો જ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકાય ભગવાનને માર્ગે આગળ વધી શકાય ભક્તિમાં આગળ વધી શકાય ભગવાનની સાથે સંબંધ જોડાય જીવનમાં સુખ આવે શાંતિ આવે અને એ બધી વાસનાઓ ટળે તો નહીતર વૃદ્ધાવસ્થા આવે તોય જો મનમાં એ બધું પીડ્યું હોય તો એ મરતા મરતાય સુખ ના આવે જીવતાય સુખ નહીં ને મરીને પણ સુખ નહીં એટલે સુખનું ને ઉન્નતિનું કારણ બ્રહ્મચર્ય છે અનંત બ્રહ્મચર્યનો મહિમા છે પણ વ્યભિચાર ન કરવો તમે બધા સમજુ છો એટલે બધા એક એક શબ્દને થોડો સમજજો બાકી એ પણ વાત એવી જ છે કે આ એક સામુદાયિક સભા છે એટલે કાંઈ બધી વસ્તુ આપણે કહેવાય પણ નહીં બધી મર્યાદા છે વ્યવિચાર ન કરવો અને બ્રહ્મચર્ય એ બેમાં બહુ ભેદ છે વ્યવિચાર ન કરવો એટલે શરીરથી ભ્રષ્ટ ન થવું દેહથી ભૂંડું દુરાચાર ન કરવો સ્ત્રીઓ સાથે પુરુષો સાથે પણ મનમાં વિકાર તો હોય ખરો પછી કોઈ લજ્જાથી કે કોઈ સંજોગ ન હોવાથી કે ભલે અટકી જાય ભયથી કે કોઈ પણ કારણોસર તો વ્યભિચાર નથી કર્યો પણ મનમાં તો વિકાર છે ત્યારે બ્રહ્મચર્યનો અર્થ એ છે કે મનથી વચનથી ને ક્રિયાથી ત્રણેયથી જે નિર્મળ છે વિકાર રહિત છે એને બ્રહ્મચર્ય કહેવાય છે બ્રહ્મચર્ય શબ્દ બીજી કોઈ ભાષામાં તમને આનો સિનોનિમ પર્યાય નહીં મળે સેલિબસી કહે અંગ્રેજીમાં પણ હવે શું સેલિબસી કાંઈ હાથમાં ના આવે બ્રહ્મચર્યનો શબ્દનો જ એટલો બધો મહિમા છે કે બ્રહ્મ એટલે પરમાત્મા ભગવાન ચર્ય એટલે એ તરફ ગતિ ભગવાન તરફ આપણને સેજે સેજે ગતિ કરાવે એનું નામ બ્રહ્મચર્ય છે બીજો અર્થ બ્રહ્મ એટલે ભગવાન ચર્યા એટલે જીવનની રોજબરોજની પ્રવૃત્તિ જેને દિનચર્યા કહેવામાં આવે છે ભગવાનમય જેની દિનચર્યા છે ખાવું પીવું હરવું ફરવું જોવું ઉઠવું બેસવું સૂવું જાગવું વાંચવું લખવું જે કાંઈ કરવું એ બધી જ ક્રિયા જેની સાગરમાં જેમ માછલી પાણીમય છે એવી રીતે જેની દરેક ઇન્દ્રિયોની મનની ક્રિયા ભગવાનમય બ્રહ્મમય છે એને બ્રહ્મચર્ય કહેવાય છે ત્રીજી વાત કે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં એટલે ભગવાનમાં જેનો વિહાર છે હવે તાદાત્મ્ય એકાત્મપણું થઈ ગયું છે એવી જે સ્થિતિ પ્રાપ્ત થવી એને શું કહેવાય છે શું કહેવાય છે એને બ્રહ્મચર્ય કહેવાય છે મતલબ બ્રહ્મચર્યનો કેટલો વાઇડ એંગલ થયો એક ભગવાનને માર્ગે ચડાવીને ભગવાનમય પ્રવૃત્તિ કરાવીને છેવટે ભગવાન રૂપ કરી દે એનું નામ બ્રહ્મચર્ય સાધના છે હવે આવો અર્થ સમજ્યા વગરના અક્કલમઠ્ઠા આજના જે કાંઈ થોડું સારું કહેવાતું છે ભણી ગયા છે અને જેને ધર્મ અને ધર્મ ગ્રંથો પ્રત્યે અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેને એલર્જી છે એલર્જી શું કરે ખંજવાળ લાવે ઇચિંગ કરાવે જેને એલર્જી છે નફરત છે જેને ગમતું નથી એવા લોકો બ્રહ્મચર્યની વાત સાંભળીને જ ગાળો દે છે નિંદા કરે છે ઉલટાની ટીકા કરે છે કે બ્રહ્મચર્યની જે વાતો કરનારા હોય ને એને જ પહેલાં પકડી પકડીને ફાંસી ચડાવી દેવા જોઈએ આ જે લોકો ટીકા કરે છે ને એ એ બધી તમને હું કહું છું એટલે આમ તો એવી બધી દલીલો કરે કે સાંભળી જાય ને કોણ ગધેડો તો ગધેડાને તાવ આવે એવી દલીલો કરે સાહેબ ગધેડાને તાવ આવી જાય એક જણો ડોક્ટર પાસે જઈને આમ ઉભો રહ્યો અને ડોક્ટર સાહેબ એ ગધેડાને તાવ આવ્યો હોય તો તમે કેમ માપો ડોક્ટર કે મોઢું આવા જે ગધેડા જેવા હોય ને કે જેને કાંઈ સમજ ન પડતી હોય એવાને પણ હસીને દાંત આવે આવી દલીલો સાંભળીને એવી દલીલો કરે કે ભગવાને સ્ત્રી પુરુષનું સર્જન કોણે કર્યું છે ભગવાને કર્યું છે તો એ ભગવાને સમજીને સ્ત્રી પુરુષનું સર્જન કર્યું છે તે એકબીજા પરસ્પર જોડાય એટલા માટે જ કર્યું છે એટલે બ્રહ્મચર્ય પાળવાની વાતો કરવી એ અકુદરતી છે એ તો સૃષ્ટિનો અપરાધ છે અને આવી રીતે જો તમે બ્રહ્મચર્યની સ્થાપના અને પ્રચારને પ્રસારને આવું બધું કરો તો ઘોર અપરાધ કરો છો કારણ કે એનાથી તો સૃષ્ટિ અટકી જાય હવે સાંભળી જાય ગધેડાને તાવ આવે કે નહીં સૃષ્ટિ અટકી જાય અટકી જાય સૃષ્ટિ એમ આ વાતો સાંભળી જાય એટલે બધા તરત બ્રહ્મચર્ય પાળવા માંડે હે પાળવા માંડે અને સૃષ્ટિ અટકી જાય હવે આજે બધા બેઠા છે બધા એને ઘરે કોઈ દીકરા થશે જ નહીં સૃષ્ટિ શું અટકી જાય એનો મૂળ વસ્તુ સમજવાનું બ્રહ્મચર્યથી સૃષ્ટિમાં પાપ અટકી જાય છે સૃષ્ટિ અટકતી નથી હા મુદ્દો છે બ્રહ્મચર્યથી સૃષ્ટિમાં પાપ અટકી જાય છે પણ સૃષ્ટિ અટકતી નથી એનું કારણ શું છે કે બ્રહ્મચર્ય બે પ્રકારનું છે એક છે ગ્રહસ્થનું ને બીજું છે સાધુ સંતો ત્યાગીઓનું ગ્રહસ્થનું બ્રહ્મચર્ય શું છે પરિણાય જ પત્ની બાકી બધી મા બેન દીકરી એવી રીતે સ્ત્રીને પરિણાય જ પતિ બાકી ભાઈ પિતા એ તુલ્ય એવી રીતે જે વર્તે અને લગ્નેતર સંબંધમાં જરાય પણ જેનું મન વિકૃત ન થાય ન જાય એ ગ્રહસ્થ બ્રહ્મચર્ય પાળે છે એટલે તો આ લગ્ન થાય પછી તમે જુઓ છો ને તમે સસરા છે એ પેલો કથરોટ મૂકે ત્રાસ મૂકે એમાં પાણી ભરે ને રાજાના પગ મૂકે ને પછી સાસુ સસરા ધોઈ દે પગ ધોઈ છે ને એ એટલા માટે કે લગ્ન પહેલા જમાઈરા તમારા ક્યાંય પગ ફેર થઈ ગયો હોય તમે ધોઈ દઈએ પણ હવે ધ્યાન રાખજો એટલે પછી પવિત્રપણે એટલે જ શુભ વિવાહ કહેવામાં આવે છે લગ્નને શુભ વિવાહ એટલા માટે જ કહેવામાં આવે છે એટલા માટે ઢોલ વગડાવવામાં આવે છે એટલા માટે પત્રિકા લખવામાં આવે છે એટલા માટે મંડપો શણગારવામાં આવે છે એટલા જ માટે બધાને બોલાવવામાં આવે છે હવે આનાથી ડેન્જર નથી રહેવાનું આ ડેન્જર નથી હવે આને ભયભીત નહીં થવાનું અને બધાને ખબર પડે એટલા માટે આ આ બધાની હાજરીમાં એને જાહેર ઇન્વિટેશન આપીને આ બધું કરવામાં આવે છે કે હવે જો આ આ દંપતી પતિ પત્નીથી જોડાઈ ગયા છે હવે આ ભૂરાટો થયેલો આખલો નથી એટલે શુભ વિવાહ કહેવામાં આવે છે નહીં આટલું બધું શું કરવાની જરૂર છે ઢોલ વગાડવાની શું જરૂર શુભ વિવાહ એટલા માટે છે અને એવી રીતે જે પવિત્ર પરિણામ એ જ પતિ પત્ની બાકી કોઈ વિકાર નહીં એ ગ્રહસ્થ બ્રહ્મચારી છે એમાંય એકાદશી પૂર્ણિમા અમાવસ્યા ભગવાનના પ્રાગટ્યના દિવસો કોઈ એવી પર્વના દિવસો નવરાત્ર હોય શ્રાવણ માસ હોય ધનુર્માસ હોય અધિક માસ હોય એવા પવિત્ર મહિનાઓ ઘણા ચાતુર્માસના ચાર ચાર મહિનાઓ હોય એમાં બ્રહ્મચર્ય પાળવું પોતાની પત્નીનો પણ ત્યાગ રાખવો અને સંયમિત રીતે ભજન ભક્તિ કરવી એ ગ્રહસ્થ બ્રહ્મચારી છે સાવધિક પણ એ બ્રહ્મચર્ય છે અને ઋતુકાળ સ્ત્રી પાસે જવું એવી વેદોની આજ્ઞા છે અને ત્યાં સુધી કહ્યું આજ્ઞા આપી ગ્રહસ્થોને ઋષિઓએ વેદોએ કે પ્રજાતંતુ માં વ્યવત્સેત સિંહી તું પ્રજાતંતુને કાપી નાખતો નહીં તારે સંતાનો હોવા જોઈએ આ આજ્ઞા છે હવે સૃષ્ટિ અટકી જાય પ્રજાતંતુમાં વ્યવચ્છેદશી તું તારે ઘેરે પુત્ર પુત્રી જે કોઈ સંતાન હોવા જ જોઈએ આવી આજ્ઞા છે એટલે સૃષ્ટિ અટકતી નથી બીજું બ્રહ્મચર્ય છે સાધુ સંતોનું ત્યાગીઓનું છે એનું આજીવન બ્રહ્મચર્ય છે પછી એનો ત્યાં વંશ સમાપ્ત થઈ જાય છે પણ કાંઈ બધા સાધુ થઈ પણ જતા નથી એટલે ચિંતાનો કારણ નથી બધા કઈ સાધુ થઈ જતા નથી શ્રીજી મહારાજ પીપળાઓ બેઠા હતા તળાવ હતી સુંદર વડલાનો છાંયો હતો સંતો પણ ઘણા બેઠા હતા સાથે હતા એ હરિભક્તો બેઠા હતા એ વખતે ત્યાંથી વીસેક બ્રાહ્મણો નીકળ્યા જતા હશે એક ગામથી બીજે ગામ અને આ રસ્તોથી ગોંદરેથી નીકળે ને તળાવ પેળે આ બધા જોયા એટલે કોઈ આમને જવા માંડીને જોઈએ દુર્ગાશંકર જટાશંકર મહેશંકર ને બધા ભવાની શંકર ને જાનકી શંકર ને એલા કે સ્વામિનારાયણ બેઠા છે હા કે હા પણ મારો બોલકા બહુ છે અને જાદુ વિદ્યામાં પણ પ્રવીણ છે પણ વિદ્વાનોની અરે ચર્ચાઓ તો કરે છે પણ આપણે વીસ જણા છીએ આજે એમની ખરી ટાઈલ પાડીએ એવા એને ભીડવીએ કે એનું મોડું બંધ થઈ જાય આંકડે મત અને માખ્યું વગરનું મળ્યું છે રસ્તામાં મળ્યા હાલો જાય હરખા ફરખા ધોતિયા બોતિયા હરખા બધા બાંધ્યા વીસે <laughs> જણા તૈયાર થયા માગવાના ખલેચા બરાબર ખભે હરખા નાખ્યા આવ્યા મારા મહારાજ એક પગ ઉપર પગ ચડાવી ગુલાબનું ફૂલ ઊંઘી સંતો બધા બેઠા છે સરસ મજાની મીઠી મીઠી વાતો થાય છે ઘટઘટનો સ્વામી બધું જાણે છે જેવા બ્રાહ્મણો નજીક આવ્યા એટલે મહારાજ કે આવો આવો આવો ભૂદેવો આવો બેસો બેસો જગ્યા કરી બેઠા બેઠા શું કઈ પૂછવું છે પૂછવું તો ઘણું હતું પણ કે નાના પ્રભુ તમે વાતચીત કરો પછી એમાંથી અમને કાંઈ શંકા ઉપજ છે તો અમે તરત એમાંથી આપને પ્રશ્ન પૂછીશું મારે કંઈ વાંધો નહીં અમારે મન તો તમે બ્રાહ્મણો આદરણીય છો કારણ કે બ્રાહ્મણો એક ભૂદેવ કહેવાય ભૂદેવ એટલે પૃથ્ભૂ એટલે પૃથ્વી પૃથ્વીના હરતા ફરતા દેવ છે એટલે અમે તો બ્રાહ્મણોને બહુ માનીએ છીએ અમે તો તમને નમસ્કાર કરીએ વંદન કરીએ પૂજીએ અમારા માટે તો બહુ શ્રેષ્ઠ છો કે અમને તમે આજે રસ્તામાં મળ્યા બહુ સારું છે અમે ખુશી થયા પણ બ્રાહ્મણો એટલે બ્રહ્મને જાણે તેને બ્રાહ્મણ કહેવાય તો ભૂદેવ બ્રહ્મનું લક્ષણ શું અને એ દ્રષ્ટિએ બ્રાહ્મણોના લક્ષણ શું એટલે મહારાજ આપ જ કહો ને એટલે મહારાજે શરૂ કર્યું પછી તો વાત વાતમાં વેદ વેદાંત ઉપનિષદ ગીતા ભાગવત શાસ્ત્ર આ બધી એ ફ્લુઅન્સીથી બધી વાતો થાય તો ઓલાને કે મોકો મળે નહીં આમાં શું કહેવું આમાં ક્યાં ભૂલ કાઢવી અંદર તો થઈ ગયું કે મારા જેવા કીએ છે એવા જ સ્વામિનારાયણ છે આ આ આ કાંઈ એમ કોઈ વિદ્વાનો છે કાંઈ ગાંઠ્યા જાય એવું નથી આ તો બધું ગોળીને પીને બેઠા હોય એવા ભલે નાનકડી ઉંમર છે પણ આને બહુ છંછેડા જેવા તો નહીં એટલે શાસ્ત્રમાં તો હવે કઈ ગમ પડીને પૂછવું ક્યાંથી પૂછ્યા પેલા એને સંકલ્પનો ઉત્થાન થાય તે પેલા તો ઘટઘટનો સ્વામી છે ને એ પેલા વાત શરૂ થઈ ગઈ હોય એટલે એનો પ્રશ્નનો ત્યાંથી પ્રશ્ન જ કપાઈ જાય પ્રશ્ન પૂછવાય શું એટલે એમાં પાછળ બેઠા હોય ને એ એને ઠોહો મારે બહુ ટેટ ટેટ કરતો પૂછ એટલે પૂછ ને બહુ ડંફાશ મારતો હતો એટલે પછી એને એમ થયું કે શું પૂછ્યું કાંઈ જીડ્યું નહીં તે પછી કે મહારાજ હવે બીજો તો ઠીક છે શાસ્ત્રની વાત ઘણી સાંભળી પણ અમને એક ચિંતા થાય છે મહારાજ કે શેની ચિંતા તો કે તમે આ જોત જોતામાં પાંચસો છસો સાધુ કરી નાખ્યા અને હજી આમનું ટોળું હાયલું જ જાય છે તે આવી રીતે તમે સાધુઓ બધાને કરવા માંડશો તો પછી આ સૃષ્ટિ કેમ હાલશે શ્રીજી મહારાજ એવું હસ્યા મહારાજ કે ભૂદેવ તમે સૃષ્ટિની ચિંતા ન કરો એ ભગવાન ઉપર છોડી દો ના ના મહારાજ તમે કીધું ને ભૂદેવ એટલે અમે તો ભૂ પૃથ્વીના દેવ કહેવાય અમારે ચિંતા તો કરવી પડે ને મહારાજ કે તમે ચિંતા એ કરો કે જે લોકો છે ને એને તમે વિદ્યા પ્રદાન કરો વેદ વિદ્યાનું રક્ષણ કરો સંસ્કૃતિનું રક્ષણ કરો ભણ્યા છો એ ભણાવો જે મજા છે તો એની ચિંતા કરો તો કે એની ચિંતા છે પણ કોઈ માણસો તમે રેવા દેશો તો અમે ભણાવશું ને મહારાજ કે તમને એટલી બધી ચિંતા બહુ ચિંતા હા ચિંતા તમે નહીં રહેવા દો આ બધાને આવી રીતે સાધુ કરી દેશો એટલે સૃષ્ટિ પૂરી થઈ જશે મહારાજ કે જો તમે કેટલા જણા છો તો અમે વીસ જણા વીસ જણા સાધુ થઈ જાઓ આ આ આ વડલાના ઉપર પાંદડાને ટેટા ઉતરે ને એમ વીસે વીસ જણા અદલ તમારા જેવા ઉતારવું અત્યારે થઈ જાઓ વીસે વીસ સાધુ વીસે વીસના વડલાને ઉપરથી ટેટા જેમ ખરે ને એમાંય વાર લાગે એ એ પેલા વીસે વીસ તમારા જેવા ઉતારો તમે અહીંયા રહી જાઓ ને એને તમારે ઘેરે મોકલી દઉં તમારા ઘરવાળા આખી જિંદગી નહીં જાણી શકે કે મારો ટપુ અસલ ક્યાં પણ તમે એકવાર હવે તમે વીસે વીસ જણા રહી જાઓ સૃષ્ટિ અટકવા નહીં દઉં વીસ લીધા વીસ સામે દઈ દઈશ આમ આમ જોવે આમાં આમ મારે કેમાં એકબીજા સામે જોવામાં ચાલો દસ જણા તૈયાર થઈ જાઓ <laughs> દસ જણા પણ મારા આમ ઉતરે ઉતરે એટલે તમે આમ જોવો એમ ઉતરે જોવો તો ખરા પાંચ થઈ જાઓ ચાલો પાંચ જોવો તો ખરા ત્યાં અંદરથી ઓલા ગભરાણા આ સ્વામિનારાયણ પાસે જાય છે ને પછી નીકળી નથી હકતા આ આમ નથી ભેળા થયા આમ જ થયા છે આ આપણને મૂંડિયા પાર કરશે ઓર ઓઈલો જે હતા ને એ કે હાલો ભાગો નહીતર આ તો હમણાં આ તો ઉતારે ખરા એ તો જાદુ વિદ્યા વાળો શું શું કરે આપણે નકામાં બૈરા છોકરા રખડી પડશે એટલે ઊભા ત્યાં ખલેચા બલેચા લઈને મારા કે ભાગોમાં એક જણો તો રોકાવ ગઈઢ્યો બુઢો આ જોતા તા જાઓ મારું ભગવાન પડું હમણાં ઉતારું છું કરે તો કે મહારાજ અમે અમારે કોઈ નથી રોકાવ અમને જવા દો એટલે લવ જૂટ્યા કે આ તો અમે આવ્યા હતા તમને ભેરવા પણ અમે ભેરવાઈ ગયા કે મહારાજ કે સૃષ્ટિની ચિંતા કરોમાં અનાદિકાળથી સાધુઓની પરંપરાને ચાલી જ આવે છે પણ કાંઈ સૃષ્ટિ અટકતી નથી અને સાધુ થઈ જાય એ પાછા કાંઈ બ્રહ્મચર્ય પાળે જ એવું થોડુંક છે પાછું એ મોટો કોયડો જ છે ને એક ચોરા ઉપર સાત આઠ છોકરા રમતા રમતા હતા ધમાલ કરતા હતા એટલે કોઈ જાણે આવે ને પછી છોકરાને ધમાલ જોઈને કે આ છોકરા કોના છે તો કે બ્રહ્મચારી બાપુના કાંઈ અટકે નહીં એટલે આ દલીલ તો મેં કીધું ને એમ હજી ગધેડાને તાવ આવી જાય એવી છે પણ જરા ઘણા કરતા હોય છે હજી કરતા હોય છે પણ હવે જે દલીલ જે કહું છું જે સમાજમાં બહુ પ્રચાર થઈ રહ્યો છે એ સેક્સોલોજિસ્ટ ડોક્ટરો કરે છે મેડિકલ સાયન્સના નેજાથી કરે છે ભણેલા ગણેલા કરે છે વિદ્વાનો કરે છે એ પછી સેક્સ એજ્યુકેશનને બહાને કે એવા સેમિનારને નામે કે એવા મેગેઝિનોમાં કે અખબારોમાં આ બધા સમાજને યુવાનોને માર્ગદર્શનને બહાને જે ગેરમાર્ગે જ દોરે છે અને એની દલીલો બહુ ખતરનાક છે કાચી ઉંમરના હોય કે જે આજના રંગે રંગાયા હોય એને તેમાં કંઈ સાનભાન પડવાની નથી ભાગ વિભાગ કંઈ સમજાવવાનો નથી અને એ વાતે એ લોકો એક વેલિડ વ્યક્તિ તરીકે ગણાતી હોય એ જ કરતા હોય એટલે બધા જે સેક્સોલોજીસ્ટ ડોક્ટરોના બધા જે છે એ એવું કહે છે વીર્યનું બીજું નામ છે શુક્ર એટલે આપણે શુક્ર શબ્દનો પ્રયોગ કરશું એટલે ડિસન્સી જળવાય તો શુક્ર છે એનો પ્રજોત્પત્તિ માટે જ ઉપયોગ છે પછી એને શરીરમાં સંઘરી રાખવાનો કોઈ મિનિંગ અર્થ નથી પ્રજોત્પત્તિ માટે શુક્ર છે પછી એને સંઘરી રાખો શરીરમાં સંચય કરો તો એનાથી કોઈ બહુ મોટા ફાયદા થઈ જાય છે એવી જે બધા ધર્મ જગતમાં કહેવાય છે એ બધી વાતો વાહિયાત છે જેમ શરીરમાં પેશાબ છે તો એનો કંઈ સંગ્રહ કરવાથી કોઈ ફાયદા થતા નથી એ ફેંકી દેવા માટે જ છે નિકાલ માટે છે એવી રીતે શુક્ર છે એનો કોઈ સંગ્રહથી કોઈ ફાયદો નથી અને જેમ સંગ્રહથી ફાયદો નથી એમ બીજી ખતરનાક વાત એ કરે છે કે એનો ગમે તેટલો વ્યય કરો તો કોઈ નુકસાન પણ નથી કારણ કે શરીરની અંદર પ્રતિપળ એ જનરેટ પેદા થયા જ કરે છે જેવી રીતે કોઈ બ્લડ ડોનેટ કરે તો પછી થોડું ઘણું કંઈ ખાઈ પી લઈએ તો પાછી એની શિથિલતા આવી હોય તો સરભર થઈ જાય છે એટલે આ ભોગની બાબતમાં સ્ત્રી પુરુષના ભોગની બાબતમાં વ્યયમાં શુક્ર વ્યયમાં જે કાંઈ શિથિલતા જનાતી હોય તો એ પણ માનસિક આ બધાએ તમને કથાઓમાં જ્યાં ત્યાં બીજાથી દેશી વૈદેશી પાસે સાંભળી સાંભળીને મગજમાં ઘરી ગયું છે કે આનાથી શિથિલતા આવે છે એટલા માટે એવો અહેસાસ થાય છે બાકી એને એને કોઈ સંબંધ નથી આ બધી માનસિક ભ્રમણાઓ છે માનસિક ભ્રમણાઓ કાઢી નાખવી જોઈએ ગમે તેટલો વ્યય કરો એનો કોઈ નુકસાન થતું નથી જેને લોકો એમ કે છે કે અમુક વસ્તુ કુટેવ છે તો કુટેવ પણ સમજી લો કુટેવ જેવું કંઈ છે જ નહીં એ બધું નેચરલી વસ્તુ છે એનાથી કોઈ પેલો નુકસાન થતું નથી એટલે એમાં કંઈ બીજું વિચારવાની જરૂર નથી અને પછી કોઈ પણ સાધુ સંતો કે મહાત્મા ગાંધી જેવા પણ આપણને બ્રહ્મચર્યની સલાહ આપતા હોય તો એ હરગીજ માનવી નહીં કારણ કે એ લોકો સાધુ પુરુષો ધર્મે પુરુષો બરાબર છે પરંતુ એ ડોક્ટર નથી એટલે એની વાતમાં કોઈ દિવસ આ બાબતની જાણકારી ન હોય માટે વિશ્વસનીય નથી ઉલટાનું એ લોકોની વાતને માનવી ધર્મ જગતની કે મહાત્માઓની કે ધર્મગ્રંથોની કે આવી બધી કે એના સંગ્રહથી સંયમથી શુક્ર સંયમથી બહુ ફાયદાઓ થઈ જાય મોટી મોટી બધી વાતો કરે છે તો એવી વાતોમાં આવી જવું ને માનવું એ જ મોટું નુકસાન છે માટે એમાંથી નીકળી જાઓ લ્યો હજી આટલું જ કીધું મેં તમને આ આ યુવા જગત હોય હજી કુમળી કળીઓ હોય એને શું આમાં શિક્ષણ મળે ધનોત્પનો તો સમાજનું નીકળે ને પણ આમાં શું થાય છે કે આ બધા છે ને વેસ્ટર્ન ફિલોસોફ વિદેશી શિક્ષણ સાહિત્ય એના સંસ્કારો એ વિદેશી લોકોનો અવર જવર એની સાથેનું આખું જે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું એમાં આપણી ભારતીય સંસ્કૃતિનું નકોદ વળી ગયું આ બધી વિચારધારા ત્યાંની છે કારણ કે ત્યાં એવો કોઈ બ્રહ્મચર્યનું કોઈ મીમાંસા કે એવું કોઈ ઋષિ કર્તવ્ય કર્મ કરનારો ન હોય કોઈ અને વાતે સાચી ઘણા લોકો એમ કહે છે કે ભારતમાં જ ભગવાનના અવતારો થાય છે તો અમેરિકા જેવા હારા દેશમાં થતા હોય તો ભગવાન કેટલું મોટું કામ કરી શકે પણ ભગવાનને ત્યાંય જવું હોય પણ એવી માં મળવી જોઈએ ને ભારત સિવાય એવો કોઈ દેશ નથી કે જ્યાં સતી સન્નારી હોય એક જ ભારત દેશ એવો છે કે જેમાં મનસા વચસા પવિત્રપણે રહેતી હોય એવી દીકરીઓ કે એવી મહિલાઓ આજીવન અહીંયા હજી મળે એ ભગવાનને ખેંચી લાવે છે એટલે એવી સતી સન્નારી તો ભારત સિવાય ક્યાંય નથી હવે ત્યાં છે જ નહીં તો વસ્તુ સમજાય ક્યાંથી એ વિચારધામાં ઉછરેલા આ બધા લોકો પછી આવા વિધાનો કરે છે એટલે બધી સમાજને બહુ જ નુકસાન કરનારી બાબત છે સમજુ લોકોએ સાવધાન થઈ જવું જોઈએ ને એની વાતોમાં આવવું ન જોઈએ સરાસર જૂઠ છે પેલી વાત એ છે કે પેશાબને શુક્રને કેવી રીતે સરખાવી શકાય હવે પેલો કચરો છે ઝેરી કચરો છે નિકાલ છે શરીરનો એક વેસ્ટેજ માલ નાખી દેવાનો છે અને શુક્ર છે એ તો ક્રિએટિવ ફોર્સ છે આખું સર્જનાત્મક ફોર્સ છે કે જેમાંથી એક માનવ જિંદગી કે એક જીવન નિર્માણ થાય છે એક અંશમાંથી એને કચરો કેમ કહેવાય એને પેશાબની સાથે કેમ સરખાવાય પેશાબ વિષ છે ત્યારે આ તો અમૃત જેવું જીવન પેદા કરે છે એ બી એક નથી અને એક કહેવાય એ જ મૂર્ખામી નથી પહેલી અને શુક્ર પેશાબ તો શરીર પોતે ઓલરેડી એકદમ ફૂલ ફોર્મમાં તૈયાર કરીને આપી દઈએ છીએ રેડીમેડ પણ શરીર શુક્રને એવી રીતે કોઈ ફૂલ ફોર્મમાં આપતું નથી એને સંઘરી રાખે છે એટલે શરીરે સમજે છે કે આનો સંગ્રહ કરવો એ જ શરીરનો ધર્મ છે પ્રિપેર કરીને આપતું નથી શરીર પેશાબ તો તૈયાર આપે છે શુક્ર શરીર તૈયાર કરીને નથી આપતું છુપાવીને રાખે છે ગોપનીય વસ્તુ છે એના માટે એટલે બંને એક નથી અને પ્રજોત્પત્તિ માટે જ શુક્ર છે એવું જો કહેવું એ તો કેટલું હાસ્યાસ્પદ છે જેવી રીતે એમ કહેવું કે ઘઉં જુવાર બાજરો છે એ કેવળ બીજા ઘઉં જુવાર બાજરાના છોડ પેદા કરવા માટે જ છે એ યોગ્ય છે ઘઉં જુવાર બાજરો છે એના જે દાણા છે એ બીજા ઘઉં જુવાર બાજરાના છોડ પેદા કરવા માટે જ છે તો એ સત્ય છે હા જુવાર બાજરાના બીજા છોડ પેદા કરવા માટે પણ છે પણ મૂળ વસ્તુ તો એ છે કે એ જુવાર બાજરો એના દાણા એ જીવન પોષક આહાર છે એવી રીતે પ્રજોત્પત્તિ માટે શુક્ર જરૂર છે પરંતુ એ પર્સનલ વ્યક્તિ માટે હર વ્યક્તિ માટે એ જીવન પોષક તત્વ છે નવા છોડ પેદા પણ કરે છે અને જીવનને પોષે છે પણ એટલે જીવનનો અર્થ કેવળ શરીર નથી શારીરિક બૌદ્ધિક આધ્યાત્મિક એક પ્રભુમય જીવન ભક્તિમય જીવન સદગુણમય જીવન પ્રજ્ઞામય જીવન આ બધી જ જીવનની મોટી વિશાળ ફલક છે એવા વિશાળ જીવનના અર્થમાં પોષક તત્વ કોઈ હોય તો એ આ શુક્ર છે એટલે કે બ્રહ્મચર્ય છે એટલે રસ રસમાંથી રક્ત રક્તમાંથી માંસ માંસમાંથી મેદ મેદમાંથી મજ્જા મજ્જામાંથી અસ્થિ અસ્થિમાંથી શુક્ર સાતમી ધાતુ આવે એનાથી ઉર્જા ઓજ ઓજમાંથી પ્રજ્ઞાની એનાથી પ્રજ્ઞાના ઉઘાડથી હરિ સાથે મિલન થવાનો યોગ આવે છે ભગવાનની ભાળ મળે છે ભગવાનનો પ્રદેશ મળે છે ભગવાનનો માર્ગની ઝાંખી થાય છે હવે આટલી ઉત્કૃષ્ટ યાત્રા છે એ ઋષિમુનિઓને દેખાય છે નહીતર એને કાંઈ ભાઈ કાંઈ આપણને શોખ નથી એ હેરાન કરવાનો તો કોઈ શોખ નથી આપણે ઋષિઓ તો બધા માવતર તુલ્ય છે બધું સારું સારું આપ્યું હોય તો બીજું કડવું કડવું શું કામ આપે પણ જે ઋષિઓને દેખાય એ આ ફિઝિશિયનને ક્યાંથી દેખાય એક ડૉક્ટરને ક્યાંથી દેખાય કારણ કે તો શરીરની ચીરફાડ કરે છે આત્મા તો એને સ્પર્શી શકતો નથી જોઈ શકતો નથી જ્યારે આ વાત થાય છે આખા સંપૂર્ણ જીવનને પાયામાં રાખીને વાત ઋષિ કરે છે ત્યારે પેલો એક શરીરની ચીરભાડ કરીને વાત કરે છે અને એ શરીરને ક્ષેત્રે પણ માર ખાઈ જાય છે ત્યારે આપણને થોડું દુઃખ લાગે ભલે એ થોડું એના વિશે સમજાવવા જેવું હોય એ જરૂર સમજાવે સમજાવવા જેવું પણ હોય અમુક વસ્તુના અમુક દમન હોય આ હોય તે હોય એ બધું એ સમજાવે એનો વાંધો નથી હોતો પણ કોઈ પણ જાતના સંયમની પણ જરૂર નથી કોઈ કુટેવ પણ ન ગણી શકાય કે પછી ગમે સાંભળજો ગમે તેની સાથે ગમે તે રીતે અને ગમે તેટલી વાત શુક્ર વ્યય કરો છતાં કોઈ નુકસાન નથી આનાથી મૂર્ખામી ભર્યું વિધાન દુનિયામાં ફિઝિશિયન ડોક્ટરો માટે ક્યુ હોઈ શકે છતાં એવું કે છે બધા ખેર એને તો જે કહેવું હોય કે સમાજને જે કહેવું હોય કે એનો કોઈ વાંધો નથી સમાજ એના ફળ ભોગવે છે અમેરિકા જેવા વિકસિત દેશો જે છે ને ઘણા એને ભાન થઈ ગયું છે કે ભારતીય સંસ્કૃતિમાં જે સેલિબસી બ્રહ્મચર્યની વાત છે ને એ યોગ્ય છે હવે આપણે આ બધાને શીખવાડો સરકાર ખર્ચ કરે છે અમેરિકા જેવામાં કાંતિ ભટ્ટે એના આસપાસની કોલમમાં લખ્યું હતું કે તમે ઇન્ટરનેટ ઉપર જુઓ ને તો ઘણી વેબસાઇટ પણ એવી સંસ્થાઓ ચલાવે છે કે જે લોકોનું બ્રહ્મચર્ય શીખવાડે છે કારણ કે માથા પરિણામો જે ભોગવે છે કે કુમળી વયમાં ખોટે રસ્તે ચડી ગયેલા દીકરા દીકરીઓ એ આજીવન બહુ તકલીફમાં છે અને સમાજને માટે પણ મોટી મુસીબત ઊભી થઈ રહી છે એટલે આ ભારતીય જે પરિપ્રેક્ષ છે સંયમનો એ ઉત્તમ છે અને બીજા કેટલાય એવા સોશિયલ પ્રોબ્લેમો જે આ કે બધી વાત આપણે કરવાની નથી પણ એ એનાથી ત્રસ્ત છે રીબાય છે સમાજ આપણા મારે એક ન કહેવાય છતાં એક વાક્ય એવું કહી દઉં કે આમ સરળતાથી કે આપણા ઘણા પરિવારો ભારતીય હોય ને ત્યાં રહેતા હોય પછી હવે સંસ્કાર તો અહીંના હોય પણ હવે રહેણી કેણી તો કાયદા કી બધી ત્યાંની છે એટલે છોકરા છોકરીઓને કંઈ બહુ બહુ કહી તો શકાય નહીં મારપીટ થાય નહીં કાંઈ ધાકધમકી ન અપાય એટલે ઘણી માતાઓ પોતાની દીકરી સ્કૂલે ભણવા જાય ને તો એને ખબર ન પડે એમ એની ચા કોફીમાં એને બાળક ન રહી જાય એવી ગોળીઓ ઓગાળીને પીવડાવે છે હવે આ દશા એ દેશમાં છે તો સ્વયં શિસ્ત ભારતની બ્રહ્મચર્યમય સંસ્કૃતિ શું ખોટી છે એટલે એ લોકો સમજે છે કે આ બધું શીખવા જેવું છે ને એ માર્ગે પાછા વળવા જેવું છે પણ આમાં થયું છે શું કે અમેરિકામાં એક ધર્મગુરુ બહુ એનું પ્રવચનની એટલી ફ્લુઅન્સી ને એટલી બધી ઇફેક્ટિવનેસ તેને આમંત્રણો બહુ આવે પ્રવચન માટે અને બધું સારી રીતે બધાને માનવ ઉત્કર્ષ માટે સમજ આપે એમાં એક આઇલેન્ડ ટાપુ ટાપુ ઉપરથી એને પ્રવચનની ઓફર મળી ઇન્વિટેશન મળ્યું આમંત્રણ મળ્યું એટલે સ્વીકારી લીધું કે ચાલો એ બાને આપણે આપણે કંઈક જીવનની બે સારી વાતો કરીશું ડેટ નક્કી થઈ ગઈ એ ડેટ પ્રમાણે તૈયાર થઈને નીકળ્યો નૌકામાં જવાનું પાર કરીને ત્યાં પહોંચવાનું એકલાય જ જવાનું હતું લોકો ત્યાં એની રીતે ટાપુમાં રહેતા હતા પણ અહીંથી જવાનું થયું ને ત્યારે વિદાય વખતે એને ખ્યાલ આવ્યો કે તમે જ્યાં જઈ રહ્યા છો ને એ ટાપુની તમને કઈ ખબર છે તો કે ના તો એ ટાપુ ઉપર વસતા લોકો એવા છે કે જે કોઈ કપડાં નથી પહેરતા કપડું શું કહેવાય એ જાણતા જ નથી સ્ત્રી કે પુરુષો બધા નંગ ધડંગ જ છે હવે તમે ત્યાં જઈને કેવી રીતે આમાં વર્તશો એટલે આ મૂંઝાઈ ગયો મળવા તો લેતા લેવાઈ ગયું આમંત્રણ પણ હવે એકવાર આપ્યું છે વચન તો જવું જ જોવું પડશે ને એટલે ગયો પણ એણે પછી શું કર્યું કે એ કઈ વાંધો નહીં આપણે જેવા સાથે તેવા એ લોકો જો કંઈ પહેરતા જ નથી તો એ કંઈ પહેરવાની કંઈ જરૂર નથી એટલે એણે પોતાના બધા કપડાં કાઢીને પોતાની એટેચીમાં નાખી દીધા થેલામાં નાખી દીધા અને ગયો હવે અહીંયા બન્યું શું જે હોલમાં પ્રવેશ કરવા ગયો તો આ લોકોએ બધા ટેન્ટ કે તંબુ જે છે એ લોકો વિચાર કર્યો કે અમેરિકાથી આવે છે એ એવી સંસ્કૃતિ છે કે એ બધા લોકો કપડાં પહેરે છે તો આ લોકો રેડીમેડ કપડા લઈને પહેરીને બેઠા હતા અને આ નંગ ધડંગ એકદમ એમ આવ્યો લ્યો એટલે આમાં શું થાય છે કે એવા જે દેશ અમેરિકા જેવા બધા છે એ લોકો આપણા કપડા સંસ્કૃતિના પહેરતા જાય છે અને આપણા મૂર્ખા બધા ફેંકી ફેંકી નાખવા માંડે છે મોડે મોડું આઈને નડિયાદનું મિલનું કાપડ હોય પણ ત્યાં જઈને સિક્કો મારીને પાછું આવે એટલે કે ફોરેનનો છે હશે હશે પહેરે એટલે કેટલી વાનગીઓ સેંકડો વાનગીઓ છે ઇન્ડિયામાં બને છે આ ક્રેશની ટૂથપેસ્ટનો બહુ મોટો ક્રેઝ અમેરિકામાં હવે અહીંયા નવસારી પાસે વાપી પાસે બને છે એટલે આવું ઘણું છે પણ આપણને આપણનો મહિમા નથી એટલે જે થતું હોય જે સમાજમાં જ્યાં થવાનું હોય ત્યાં થાય પણ એક વ્યક્તિગત રીતે જેમણે સુખી થવું હોય ભગવાનને માર્ગે આગળ જવું હોય શાંતિમય જીવન જીવવું હોય આધ્યાત્મિક ઉન્નતિ જોઈતી હોય ભગવાનને વાલા થવું હોય જન્મ મરણ ટાળવા હોય તો એમણે આ સંયમના માર્ગ વગર કોઈ છૂટકો નથી શ્રીજી મહારાજે તો ત્યાં સુધી વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ અમને કોઈ એવો જે કોઈ કામી પુરુષ હોય વ્યભિચારી પુરુષ હોય જેનું બ્રહ્મચર્યમાં કચાશ હોય તો એના હાથની કરેલી સેવા પણ ગમતી નથી એના હાથનું અંજળ ભાવતું નથી એવી કાંઈ ખબર પડે તો અમારું મોઢું શામળું થઈ જાય છે પણ જે લોકો પાકા નિષ્કામી રીતે વર્તે છે ધર્મ નિયમમાં તો એને જોઈને એમને હરખ થાય છે એ જ અમારી બેઠા બેઠાની ફુવાણ છે અને અમારે મેળા પ્રેશે અને અમારે ભેળા ભગવાનના ધામમાં આપણે સૌ રહેશું એવી બધી વાતો એમણે કરી છે એકવાર ભાણ ખાચરની મુલાકાત મારા ગામને ગોદરે બેઠેલા તે એમાં કીધું કે બદલીવાળા ભાણ ખચર આવે છે તો મહારાજ બેઠા હતા તો લાંબાથી માથે ઓઢી હોઈ ગયા એટલે બ્રહ્માનંદ સ્વામી બધા હતા મહારાજને કીધું મહારાજ કેમ તમે શું માથે ઓઢીને કે આ હોઈ ગયા ઓલો ભાણ ખાચર આવે છે મારે કે એવા પાપીને મારે દર્શન નથી દેવા એટલે માથે ઓઢી ગયા પણ થોડી વાર થઈને ત્યાં તો માથે તો ઉઘાડીને પાછા બેઠા થઈ ગયા એટલે બ્રહ્માનંદ સાહેબ કે મહારાજ એવું વળ્યું શું થયું તો કે એ પાપી તો જરૂર છે પણ ગ્રહસ્થની રીતે બ્રહ્મચર્ય ધર્મમાં પાકો છો એટલે મને થયું કે એનું મોઢું જોવા જેવું છે એટલે અમે પછી માથેથી ઉગાડી નાખ્યું બીજા પાપ તો છે એના પણ આ બાબતમાં એણે ક્યારે પરસ્ત્રીમાં એણે વિકાર કર્યો નથી એવો તો પાકો તો છે જ એટલે થયું કે એનું મોઢું જોવા જેવું છે એટલે વ્યક્તિગત રીતે માણસે આ વગર શાંતિ કે ઉન્નતિ કે ભગવાનની સાથે સુખનો લવલેશ પણ આવતો નથી તો મૂળ વાત હવે પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે તો એને બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે પણ મૂળ વાત શું છે ભાઈ કે ખબર જ હોય કે આ પાપ કહેવાય કોઈને ખબર ન હોય પાપ શું કહેવાય પુણ્ય શું કહેવાય સાચું શું કહેવાય ખોટું શું કહેવાય કોઈને ખબર ન હોય અને છતાંય પાછું થતું એમ થઈ જ ઊભું રહે છે ને એટલે બહુ મહત્વનો પ્રશ્ન ગીતાના ત્રીજા અધ્યાયમાં અર્જુને પૂછ્યો છે હે મહારાજ મને એ જવાબ દો ને અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ અનિચ્છનપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત એ મહારાજ મનમાં એમ હોય કે આ પાપ છે આ નથી કરવું આ કરવા જેવું નથી આ માર્ગે જવા જેવું નથી છતાંય પણ એ બળાત્કારે અનિચ્છા પણ પાછું એ જ પાપમાં પ્રેરાઈ જાય છે એવું શાને કારણે થાય છે ભગવાન શ્રી કુરે શ્રી કૃષ્ણે સટાકબેન જવાબ દીધો એ કામ એશ અર્જુન આ કામ છે ને એ બહુ ભૂંડો છે એ મહાદોષ છે એને બહુ જ ખતરનાક છે એ બધું માણસની બુદ્ધિને જ્ઞાનને વિવેકને બધાને ઢાંકી દે છે જેવી રીતે ગર્ભ ઓરથી ઢંકાઈ જાય છે એવી રીતે માણસની બધી બુદ્ધિ વિવેક જ્ઞાન વિદ્યા બધાને ઢાંકી દે છે એવો આના એટલે આનાથી ચેતવા જેવું એ પરાયણે પાપ કરાવે છે એટલે હવે તો મૂળ તો કામ ઉપર આવ્યું બસ એટલા માટે સંતોએ તરત તોતેરમાં વચનામૃતમાં પૂછ્યું કે મહારાજ કામનું રૂપ શું છે આ વિચારને ન કરવો ને બધી તમે વ્યાખ્યા અને નામઠામ આપી દીધા પણ એટલેથી જ કંઈ પૂરું તો થતું નથી પણ કરાવનાર તો આ કામ દોષ છે તો એ કામનું રૂપ શું છે એટલે શ્રીજી મહારાજે કહ્યું કે શુક્ર એ જ કામનું રૂપ છે પછી બહુ ઝીણી ઝીણી વાતો થઈ છે પણ એ અત્યારે આપણે એને પહેલાં નહીં લઈએ એના કરતાં પહેલાં જે ઉપયોગી વાતો હોય એ સરળ લઈએ તો શુક્ર એ જ કામનું રૂપ છે માટે જેને શુક્રને જીતીને વશ રાખ્યું એને કામને જીત્યું એટલે મતલબ શું છે કે ગમે તેવા સ્ત્રીઓના જોગ સંજોગ થાય બહુ સાવધાનથી સાંભળજો ગમે તેવા સ્ત્રીના જોગ સંજોગ થાય તો પણ જેનું શુક્ર ચંચળ ન થાય ચલિત ન થાય અધોમુખ ન થાય એને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી કહેવામાં આવે છે હવે આ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચર્ય થવા માટે એની બાકી યોગ પ્રક્રિયાઓ છે અને એક શરીરની રચના સમજવા જેવી છે આપણા શરીરમાં ષટ ચક્ર છે આ બ્રહ્મરંધ્ર આજ્ઞા ચક્ર અહીંયા વિશુદ્ધ ચક્ર અહીંયા અનાહત ચક્ર આ બે હાડકાં અહીંથી પૂરા થઈ જાય આ ત્યાં મૂલાધાર પેલું મણિપુર ચક્ર પછી નાભી છે ત્યાં સ્વાધિષ્ઠાન ચક્ર અને એની નીચે મૂલાધાર ચક્ર આ છ ચક્રો છે એમાં નીચેનું જે મૂલાધાર છે છેલ્લા મણકાથી વચ્ચેનું મૂત્ર વિસર્જન ઇન્દ્રિય છે અને આ બધું છે આ આ સ્પાઇન કોડમાં આ આખો જે છે ને આ આખો ઉર્જાનો સોર્સ આખો વિદ્યુતીકરણ છે આમાં આખું વિદ્યુત પ્રવાહ ચાલે છે આ નર્વ સિસ્ટમ છે એ તો મેડિકલમાં છે જ આમાં એક તાતણા જેવી હોય એટલી પાતળી ભૂંગળી હોય છે ને એમાં પાતળો તાર ભગવાને જવા દીધો છે એમાં સેજ ન્યુરોસર્જન કરવા સર્જરી કરવા વાળે બહુ ધ્યાન રાખવું પડે એ <clears throat> જો ટચ થઈ ગયું તો આ બધું ખોટું પડી જાય એ એ જાણે છે એટલે ડોક્ટરો ત્યાં એને ફેસિયા મારે છે નીચેનું ખોટું કરી નાખે છે એટલે પછી આઈનું બધું કાપે તો કાંઈ ખબર પડે નહીં એટલે કેળના મણકામાં ઇન્જેક્શન મારે ખબર છે ને અને આ બધું જે ચેતાતંત્ર છે કરોડો કરોડરજ્જુમાં જ વ્યાપાર છે બધો એ કોક લાકડી મારે નીચે મણકો તોડી નાખેલા આ બધું ખોટું થયું મારતા નહીં પાછા કોઈને ને કે એનું પાપ પાછું મને લાગશે પણ એ આ આ તૂટી ગયો મણકો અને જ્ઞાનતંતુ ચૂથાઈ ગયા ત્યાંથી અને કેટલા વાળથી જેવા ઝીણા ઝીણા હોય ત્યાંથી આખા શરીરનું બધું સંચાલન થાય અહીંથી લઈને આ કરોડ રજુમાં જ છે અને ત્યાં બધી ષટ નીચે કુંડલીની આ બધી હઠયોગની પ્રક્રિયાઓની આખી બધી પદ્ધતિ છે તો એમાં નીચેનું જે ચક્ર છે નીચે બેઠકથી એ મૂલાધાર ચક્ર છે એ કામ ચક્ર છે અને ઉપર જે છે સહસ્રદળ બ્રહ્મરંધ્ર છે એ રામ કેન્દ્ર છે નીચે કામ કેન્દ્ર ઉપર રામ કેન્દ્ર હવે આપણે ઊભા છીએ એટલે ઉર્જા સતત ઉપરથી નીચેના કેન્દ્ર ઉપર પછડાય છે ઊભા છે એટલે સ્વેદે પ્રવાહ ક્યાં જવાનો નીચે જવાનો એટલે સમજવાનું એ છે પશુઓને ભગવાને આડા બનાવ્યા સમજો આડા બનાવ્યા એટલે વર્ષમાં વાર કામાતુર થાય અને એક વાર બાળકને બચ્ચાને જન્મ આપે ઉર્જા પછડાતી નથી ને કામચક્ર ઉપર ઉર્જા નથી પછડાતી એટલે સહજ રીતે એ નિયંત્રિત છે પછી એ વર્ષમાં એક જ વાર આવે કામુકતામાં પછી પક્ષીઓ થયા ને એ ખાંગા થઈ ગયા એટલે એનું થોડુંક ઠેકાણું ન રહ્યું એટલે એની ઉર્જા આવે છે એટલે થોડા વધારે વિહવળ છે માણસ બિલકુલ સીધો એટલે એનું કોઈ ઠેકાણું હાવ નહીં સતત ઉર્જા નીચે કેન્દ્ર ઉપર પછડાય એટલા માટે પછી હઠયોગની પ્રક્રિયા આવી કે એ કામ કેન્દ્ર ઉપર પછડાતી ઉર્જા એને ગમે તે પ્રકારે કરીને એને ઉર્ધ્વ લઈ જાવી એ મૂલાધારમાંથી સ્વાધિષ્ઠાનમાં સાધિ એને ચક્રભેદન જે કહે છે એમાંથી મણિપુર ચક્રમાં ત્યાંથી અનાહત એટલે હૃદયમાં પછી અહીંથી વિચારોની આખી શુદ્ધતા બધી શરૂ થઈ જાય પછી વિશુદ્ધ કેન્દ્ર પછી આજ્ઞા ચક્ર ત્યાં ઉર્જા આવે અને બ્રહ્મરંધ્રમાં જ્યારે ઉર્જા આવે ત્યારે એને સમાધિષ્ઠ સ્થિતિનો ભગવત સાક્ષાત્કારનો અનુભવ થાય પછી એ ઉર્ધ્વ ચડેલી એની ઉર્જા નીચે પછડાય નહીં હવે પણ આવી રીતે ઉર્ધ્વ રેતસ થવું રેત એટલે પણ શુક્ર એ બીજું નામ છે એ ભયંકર કઠોર સાધનાઓ છે પરસેવોય ન વળે એટલી બધી આકરી એ બધી તપશ્ચર્યાઓ આખો દિવસ યોગ ધ્યાન ધારણા એવા કઠોર યોગની પ્રક્રિયાઓ કરવી શરીર સુધીની આંતર સુધીની ચક્ર સુધીની ના બધી એ જેવા તેવાનું કોઈનું કામ નથી એ બહુ કઠણ સાધના છે હઠયોગની આખી સાધના છે ત્યારે બીજો માર્ગ છે એ ભગવત શરણાગતિનો ભક્તિનો ભજનનો ભગવત પ્રેમનો અને એ ભક્તિ અનુષ્ઠાનનો છે ભગવાનની પ્રેમ શરણાગતિ ભક્તિનો માર્ગ છે એનાથી પણ પાછું આ જ સ્થિતિએ પહોંચાય છે તમને એક બીજી વાત ખાનગીમાં કહી દઉં આ નૃત્ય હોય છે ને નૃત્યની સાથે સંગીત હોય એ સંગીતની અંદર આ જે કામ ઉર્જા નીચે પછડાય છે ને એ સંગીત અને નૃત્ય બે સાથે ભળે ત્યારે ઉર્જા નીચેથી ઉપર ઉઠવા માંડે છે આ સંગીતની અને નૃત્યની તાકાત છે નાચવાથી અને સંગીત એ ઉર્જા નીચે પછડે છે ને એ ઓટોમેટિક ઘણા બધા આ બધી કામ ઉર્જાને ઉર્ધ્વ કરવાના ઘણા સાધનો છે એમાં નૃત્ય અને સંગીત પણ એક સાધન છે એટલે એનાથી ઉર્જા નીચે પછડે છે ને એ ઉપર ઉઠે છે પણ એને બીજી ગતાગમ નથી બીજી સાથે સંયોજિત સાધના નથી ઉપરાંત એણે સ્વબળે કરીને ઉર્જાને ઊંચી નથી કરી એટલે નૃત્યમાંથી જેવો વિરામ થાય એટલે જોરદાર ધક્કો પાછો લાગે એટલે જેવા સંગીતકારો કામી હોય એવા ઓછા હોય આ બહુ પછી એમાં જે સત્સંગમાં હોય ને એ બધી એને વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે બાકી લફરાબાજ બહુ હોય તમે જોજો કારણ કે ઉર્જા પછડાય છે એ ઊંચે ઉઠી અને પાછી જોરથી પછડાઈને એટલે પછી ઠેકાણું નારી પછી એ પોતાની શિષ્યાઓ સાથે પણ લગ્ન કરી લે આ કરી લે ત્યાં કરી લે અને એના કહે પછી કાંઈ નહીં પછી એ બધું આખું બધું પણ જો એને પૂરેપૂરી સાધના જો આવડે તો એ ઉર્જા એકદમ ઉપર ઉઠી જાય માધ્યમ સારું એટલે સંગીતને ભગવાનને મળવાનું સાધન અમથું તો નથી કહ્યું પણ એ ગતાગામ વગર થાય છે ને પછડાય છે એટલે પાછા એ પડી જાય છે બાકી જ્યારે એ મંડી જાય છે ત્યારે જોવો રાત દિવસનું ભાન એને ક્યાં રહે છે અવસ્થાનું પણ માન નથી રહેતું એસી એસી પંચ્યાસી પંચ્યાસી વર્ષના ડોસા થઈ ગયા હોય પણ તમે એને બિસ્મિલ્લા ખાન હોય કે પછી બીજા રવિશંકર મહારાજ હોય તમે બે જણા ટેકો દઈને એને બેસાડો પાછળ તકિયા મૂકો હાથ લઈને એને માંડ માંડ વીણા પકડાવો કે બાંસુરી પકડાવો કે પછી પેલું વાયલું આ પેલી શરણાઈ પકડાવો એ હાથમાં લે ટેકવે પણ એક ફૂંક મારે અને ઉપડ્યું પછી ઉપડ્યું પછી અવસ્થાની જ ખબર ન પડે પછી સોળ કે પચીસ વર્ષનો છોકરો જેમ સવાર સવાર છ વાગ્યા સુધી લલકારે એમ એ લલકારે પછી એના શરીરમાં તાવ હોય તોય ખબર ન પડે કશી ખબર ન પડે એ બધું આ એમાં છે દિવ્યાનુભૂતિ છે તો એ ઉર્જા એને ઉપર ઉઠાવી એ યોગ અઠયોગની પ્રક્રિયા બહુ જટિલ છે બીજી ભક્તિ માર્ગની વાત છે ભક્તિ માર્ગમાં પણ સંયમ નિયમ બધા જે કાંઈ પ્રયોગ સાધનો છે એની સાથે જ્યારે આ બધું કરવામાં આવે છે ત્યારે એ જ ઉર્ધ્વરેત સ્થિતિએ પણ ભક્તિવાળો પહોંચે છે એટલે હવે એ રીતે આપણે પેલા સમજી લઈએ કારણ કે પેલી વાત આમાં આવી છે હઠયોગની પણ વાત આવી લીધી મહારાજે કે શું ત્યારે ગોરખાસન કરવાના કરવું તે કરવું ને બધું પણ એ વાત હવે બહુ જટિલ છે અને ભક્તિ માર્ગની વાત પણ એમાં છે એને આપણે થોડું લઈ અને આગળ વધીએ તો મૂળ વાત શુક્ર છે એ કામનું રૂપ છે બહુ સીધી સાદી વાતથી સમજો બાળક નાનું હોય ત્યારે એના શરીરમાં પણ શુક્ર તો છે જ પણ એ વિકારી નથી બાળકમાં વિકાર નથી એનું કારણ શું છે શુક્ર છે પણ અપક્વ દશામાં સૂક્ષ્મ દશામાં છે હવે જેમ જેમ મોટો થશે ને જેમ યુવાન થશે ને એટલે એનું શુક્ર પક્વ થશે એ જેવું પક્વ થશે સત્તર અઢાર સોળ તેર ચૌદ જે ઉંમર જે પ્રમાણે એ પક્વ થશે એટલે કામ કેન્દ્રો ગ્લેન્ડ્સ જેને કહેવામાં આવે છે એ સક્રિય થશે એ કામ કેન્દ્રો સક્રિય થશે એટલે હોર્મોન્સ સક્રિય થશે એવા રસ એ ગ્રંથિઓમાંથી જરશે એ હોર્મોન્સ રસ સક્રિય થશે એટલે એના મન અને ઇન્દ્રિયો છે એ ચંચળ થશે અને મન ઇન્દ્રિયો ચંચળ હોર્મોન્સને લીધે થશે એટલે એ વિષયો ખોળવા માંડશે એટલે પછી સ્ત્રીને પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રીને પ્રત્યે સહજ આકર્ષણ થશે અને આકર્ષણ થતા જ્યારે એને જોગ થશે ત્યારે વિષય ભભૂકી ઉઠકશે કામ ભભૂકી ઉઠકશે એટલે લખ્યું સંગાત સંજાયતે કામ એટલે પહેલી વાત શું રાખવાની મગજમાં કે જો સંગ બચાવી લેવામાં આવે તો માણસ સંયમ રાખી શકે અને આ બધા ઉપાયો વચનામૃતમાં ધર્મગ્રંથોમાં બધે છે એના સાર સાર આપણે થોડી વાત કરીએ છીએ એટલે શ્રીજી મહારાજ પણ સારંગપુરના અઢારમાં વચનામૃતમાં કહ્યું કે યુવાની અવસ્થા હોય ત્યારે સારા સાધુ પુરુષોનો સત્પુરુષોનો જો સંગ રાખે અને વિષયોથી ને કુસંગીઓથી જો છેટે રહે તો જુવાની રૂપી દરિયો છે એને પાર કરી જાય પણ હવે સંગ છે એ જ બહુ મોટો પરિબળ છે કે જે માણસને બગાડે છે સ્ત્રી ખરાબ નથી પુરુષ ખરાબ નથી બેયનો જોગ અતિ પરિચય એકાંત સહવાસ એ ખરાબ પરિણામ લાવે છે પછી ગમે તેવા હોય તો પણ આ સહજ એટલી બધી વસ્તુ છે ને કે અગ્નિની પાસે ઘી જાય ને જેમ પીગળવા માંડે એમ મનમાં ગમે તેટલી નક્કી પડેલી પ્રતિજ્ઞા કે ધરતા હોય પણ જોગ થાય ત્યારે મન પીગળી જાય છે સ્વાભાવિક રીતે જે ન થવાનું હોય થાય છે એટલે રસ્તો શાસ્ત્રો અને સંતો બતાવે એ છે કે સંગથી દૂર રહો જેટલો જોગ ઓછો એટલું ઓછું એનાથી દૂર રહો એક સાધુ જંગલમાં રહેતા હતા તો કોપીને જ પહેરતા હતા અઢી આંગળની માપીને ઝૂંપડું ત્યાં રીએ ક્યારેક કોઈ કોઈ ભક્તો આવે મળે બેસે સત્સંગ કરે બહુ સારી રીતે આખો દિવસ ભજન કરવું બીજું કાંઈ નહીં વનફળ ફળવું ખાઈ લેવા કાંઈ નહીં કોઈ જગ્યાએ કાંઈ કોઈ માતા બહુ ખરેખર અલગારી પણ હવે જંગલનો પ્રદેશ ને તે ઓલા ઉંદર છે ને એને કોપીને કાપી નાખે સૂકવી હોય ને એટલે એ કોપીને કાપી નાખે એટલે એના ભક્તોને ફરિયાદ કરી કે અહીં તકલીફ બીજી તો કોઈ નથી પણ આ ઉંદર મારી કોપીને કાપી જાય છે એટલે એ એક જણો હોય છે ને ઓલો કેવો જાણ્યો કાકો એ જાણ્યા કાકા જેવાય સલાહ દીધી બાપુ તમે એમ કરો એ છે ને એક મીંદડી પાડો બિલાડી બિલાડી રાખો ને તો તમારો ઉંદરનો પ્રોબ્લેમ પયો જાય સમસ્યા વહી જાય એટલે તમારે કોપી ન કાપે મહાત્માજી કે એમ બિલી રખને છે એ હો જતા હા હો હો જાય હો જાય પ્રોબ્લેમ છો હવે એ પાછું બિલાડી લઈ આવ્યો ખરો અને આપી મહાત્માને લ્યો આ એ રહેશે ને તમારો ઉંદરનો પ્રોબ્લેમ અને વાત એ સાચી ને ઉંદર હોય ત્યાં ગમે એવો લઝર લશ્કરનો મેજર આવીને બેહે તો ઉંદર તો ચૂચુચું કરીને એને કરીને વયો જાય કઈ ઉંદર એનાથી કઈ ભાગે હું તને ભૂકી દઈશ ને એકે હુડતાલી ફોડીશ તોય ઓઈલો અહીં ચૂચું ચૂચું કરી એની સામે એને શું પણ બિલાડી પગ મૂકે મ્યાઉ કરે તે બધા ભૈયા જાય એના પગલામાં તાકાત એટલે બિલાડી રાખી એટલે ઉંદરની શાંતિ થઈ ગઈ જેટલા હતા એટલે બધા વીણી લીધા પણ બિલાડી ભૂખે મરવા માંડી એટલે મહાત્માજી પાસેથી આવે અને કે ભાઈ આ તો સારું થયું કોપીન તો હવે નથી કાપતી બધું સલામત રહી ગયું પણ આ બિલાડી ભૂખી મારો દયાળુ સ્વભાવ આને શું ખાવા દેવું તો કે એમ કરો એક ગાય રાખો ગાય ગાય રાખે હા તો ગાય રાખો એટલે કે મારા એક ભરવાડને કેશું આપશે તે એક દૂધણી ગાય આવીને બાંધી દીધી લ્યો રાખો હવે તમારે ક્યારેક દૂધ પીવા થાય બિલાડીને દૂધ પીવડાવો એટલે હવે ઉંદરનો પ્રશ્ન નહીં બિલાડીને હાચવાનો પ્રશ્ન નહીં તમારે કોઠા બોઠા ખાવા નહીં થોડું દૂધ પી લ્યો સરસ મજાનું બહુ મારા મહાત્માજી કીધું બહુ અચ્છા હવે ગાય રાખીને બાંધી દીધી પણ હવે થયું શું કે આખો દિવસ બાપુ વાહિદું જ કરે ભજન કરવાનું હોય તો ગાયના પોદળા કાંઈ ગાય છે ઘાસચારો નાખો આ કરવું તે કરવું એને દોવું આ બધું કરવું નહીં તો બધું કેટલી માથા કોઈ એટલે પછી ભક્તોને કીધું કેમ છે હવે સુખી તો કે સુખી તો ઠીક પણ હવે આ ગાય નવરી નથી પડવા દેતી એને છાણ ઉતર ઉતરવાની એના ઘાસ ચારો જંગલમાં લઈ આવવાનો વળી ફરવા ચરવા મોકલી હોય તેને પાછી લઈ આવી ને કોઈ ધ્યાન ન ના દે હવે હું આમાં છાણા થાપવામાંથી એમાંથી નવરો નથી થતો તો કે એમ કરો અમારા ગામમાં એક વિધવા બાઈ છે ને એને રાખો એ બધું કામ કરી રાખશે અચ્છા હા એટલે ઓલા એક વિધવા બાય હતી તેને લઈ આવ્યા કે તમારા ગાયને સંભાળવી વાયદા પાણી કરવા એ ગાયને દોઈ દેવાની થાય આશ્રમમાં સેવા કરજો અહીંયા એ ડોસી ત્યાં રાખ્યા બાઈને ત્યાં રાખ્યા પછી શું થયું કે પછી જયારે ભક્તો જયારે આવે સત્સંગ માટે ત્યારે મહાત્મા જયારે હોય ત્યારે ઘોડિયામાં છોકરું નાખીને હિંચકાવતા હોય <laughs> એટલે ક્યારે સંસારી થઈ ગયા એ કાંઈ પછી ખબર પડી નહીં એટલે સંઘ આવો છે આ વિશ્વામિત્ર ઋષિ કેવા મજબૂત હતા બોલો પણ હવે મેનકાએ આવીને એને એવો પ્રયોગ કર્યો ને કે સીધે સીધી રંભાને મોકલી તો રંભાને સીધી બાળીને ભસ્મ કરી દીધી એટલે મેનકાએ બીજો રસ્તો લીધો એ રસ્તો વાળી દે ઋષિ નાવા નીકળે એને સાફ સાફ કરી દે ક્યારેક ફળફૂલ છાના મને મૂકી જાય આવું મૂકી જાય એ બધું મૂકીને એને વલકલ હરખા કરી નાખે આ કરી નાખે યજ્ઞના સમીર મૂકી જાય ને એટલે આ ઋષિ જોયા રાખે કે આ ભાઈ માણસ સેવા ભાઈ બહુ છે હવે રોજ આ બધો સહવાજ એમાં પછી રુચિ મળી અને ઋષિ વિશ્વામિત્ર અપસરાઓને બાળીને ભસ્મ કરી નાખતા હતા એને મેનકા સાથે એમનો સહવાસ થયો ને એમાંથી શકુંતલાનો જન્મ થયો એટલે સંગ બુરો છે હવે આ પાટણ પીટીસી કોલેજનું હમણાં જે થયું રિસન્ટ બધા તમને થોડી થોડી વાત કરીને એ તો પછી સરકારે જાહેર કર્યું કે હવે જેટલી મહિલા પીટીસી કોલેજ છે એમાંથી બધા પુરુષ પ્રાધ્યાપકોને શિક્ષકોને હટાવી દેવામાં આવશે અને સ્ત્રીઓને જ પ્રાધ્યાપિકા તરીકે ત્યાં શિક્ષિકાઓ તરીકે મૂકી દેવામાં આવશે હા એટલે કે બહુ સારું પણ એક જણાએ અખબારમાં બહુ સરસ લખ્યું મને ગમ્યું કે પીટીસી કોલેજમાં તમે આવી રીતનો વિવેક જાળવો તો બીજી જે કોલેજો છે પીટીસી સિવાયની એ કોલેજમાં શું આવું નહીં થાય અથવા આવું નથી થતું ત્યાં સ્ત્રી પુરુષો કે આ તે બધા છે એનું બધું જે તમે આ બધું આગળ ચાલે છે તો એમાં તો એમાંય જરૂર છે એમાં તો આનાથી તો મોટો ગંદવાડ ને આ બધું છે પણ એવું કેમ નહીં અને ખરેખર કે વિભાગ હોવો જોઈએ પણ હવે એ તો બધાનું તો કાંઈ કોઈ સાંભળતું નથી આજે તો હજી છોકરાઓની સ્કૂલો જુદી હોય નાની પ્રાઇમરી ને મિડલ ને બધી પણ જ્યારે જુદા રાખવાના હોય ને ત્યારે જ ભેળા કરે છે હજી ગતાગમ નથી એવા બધાને ગર્લ્સ સ્કૂલ ને બોય સ્કૂલ ને એવું બધું છે પણ જયારે હાન ભાન આવવા મળે ને ત્યારે જ બધાને ભેળા કરે છે અને પછી હવે દારૂ ને અગ્નિ બે ભેળા થાય પછી ભડકો ન થાય શું થાય અને પછી બધા વાલીઓ અને સમાજના બધા વિવેચકો અને એ બધા શું છે એ બધા છોકરાઓ પાસે રામ સીતા જેવી અપેક્ષા રાખે પાછા તો તમે ભેળા શું કામ કરો છો આખું પગલું જ પેલી રીતનું છે અને એમાંય પાછા રોઝ ડેન વેલેન્ટાઈન ડેન આ બધા આપણી સંસ્કૃતિનું થાવ ગયું ને આ બધું એટલું બધો કદડો આવી ગયો લાલ પીળા ગુલાબનો ફલાણો ને તેલો નાનો વેલેન્ટાઇન ડે હમણાં ચૌદ ફેબ્રુઆરી ગયો ને એ આસપાસ વસંત પંચમીના દિવસો હતા એ કોઈને વસંત પંચમીની ખબર નથી વેલેન્ટાઇન ડેની ખબર છે પ્રકૃતિ આ વેલેન્ટાઇન ડે માટે પ્રકૃતિ ફૂલ ખીલાવે છે કે ઠાકોરજી મદન મોહન લાલજી છે એની ફૂલ પુષ્પથી રંગથી આનાથી તેનાથી સજાવો એ પૂજા અર્ચના માટે પ્રકૃતિ આખી ઠાકોરજી માટે વિલસી રહી છે એનો આખો ઉપયોગ ખોટે માર્ગે થાય એમાં એક વાત કહું એ વેલેન્ટાઇન ડેને પછીના દિવસે અખબારમાં એક ફોટો છાપ્યો હતો એમાં એ જુવાન છોકરો એમાં લખ્યું હતું કે આ આમાં શું છે એક પાળી છે અને પાળી ઉપર જુવાન છોકરો છોકરી બેઠા છે અને અહીં બે હાથ છેટે જ એક વડીલ બેઠા છે હવે વડીલ આની જોવે છે નજીક જ છે ને તો એની કોઈ પણ મર્યાદા રાખ્યા વગર પેલા છોકરા છોકરી જે તે પ્રકારે જેમ તેમ બધા બેઠા હતા એટલે આ ફોટો લખીને પછી એને નીચે લખ્યું વિવેચકે કે આ વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં એક બાજુમાં જ વડીલ બેઠા છે એની પણ મર્યાદા ન જાળવી અને આવી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવી એ શું ભારતીય સંસ્કૃતિને શોભે છે એ વાંચીને મને એટલી ખીચડી ચડી મેં કીધું મૂર્ખા ડોબા તને ખબર પડે છે એણે તો એક વડીલે જ આ બે જણાને જોયું હતું તે આ છાયપું અને લાખોને દેખાડ્યું એ ભારતીય સંસ્કૃતિનું શોભે છે તે છાયપું જ ન હતો કોઈને ખબર નહોતી એક વડીલ જોઈને કપડાં ખંખેરીને ઘરે વયો ગયો હોત આ સવારના પોરમાં ત્યાં બધાને હજારોને દેખાડ્યું તે તે ભારતીય સંસ્કૃતિને શોભે એવું કામ કર્યું કૂતરા અકલ ખાઈ ગયા છે લ્યો ખરેખર તો આ મીડિયાવાળા પેપરવાળા વાળા ટીવીવાળા ચેનલોવાળા આપણી સંસ્કૃતિને શોભતું ન હોય ઘટતું ન હોય એવી ઘટના બનતી હોય એવા ઉત્સવો હોય એવા રોજ ડે હોય એવા વેલેન્ટ ડે હોય એવા જે હોય બખડ જંતરિયા એ એકેય વસ્તુ પ્રચારિત ન કરે તો આ દેશમાંથી પચાસ પાપ એમને બંધ થઈ જાય આ છાપી છાપીને બગાડે છે આ બધું દેખાડી દેખાડીને આ ન કરવાના ધંધા શીખવાડે છે આ બધું છે ને આ ચતુર લોકોના ધંધા છે બધા આ આખું પેપર તમારે બરાબર હોય એક ફૂલછાપ એવું છે કે જેમાં કઈ બહુ બીજું ના આવે પણ બાકી બધા પેપરમાં બે ત્રણ પાના રોજ હવારના ભરીને નટ નટીઓના હોય ને એ બધા એને મૂકે જ કોઈ સેન્સ વગર ના મૂકે અને તમે સરસ મજાનો મેળાવડો કર્યો હોય ને ધર્મની પૂજા કરી હોય ને ભગવાનની પૂજા કરી ઠાકોરજીને ઝૂલે ઝૂલે એ ફોટો લઈને તમે કહો કે ના ના એ જગ્યા નથી આણી કેમ જગ્યા છે એ તો તને કોઈ પૈસા નથી દેતું આ મફત આ સારું લે ને પણ સારાને અપગ્રોથ નહીં કરે અને આખા મલકનો કચરો પાછી બધી પાછી ચિંતા તો જાણે એમ જ લાગે ભારતીય સંસ્કૃતિની ચિંતા કરે પણ ચિંતા હોય તો તમે બેટમજી આવું આપો છો શું કામ આ તમે બંધ કરી દો ને તોય કોઈને કાંઈ ખબર નહીં પડે જાહેરાતો કરી કરી કરી કરીને આપી આપી આપી આપીને જ આ બધાને કાંઈનું કાંઈ શીખવાડે ભણેલો ગળોનો ચતુર છે ને એ દિલ્હીમાં હાલ્યો જતો હતો રોડ ઉપર રાતનો ભાગ અંધારા જેવું થોડું એમાં ક્યાંક ચીકણા ઉપર પગ પડી ગયો એટલે ત્યાં તો કૂતરાનો જાડો ક્યાંક ઘસીએ એટલે એનો આમ પગ પડી ગયો આમ એટલે એમ થઈ ગયો હા હા હું આમ કંઈક મળ લાગે મળ લાગે કંઈક ગંદુ પડી ગયું પગ પડી ગયો પગ પણ હા હશે તો કૂતરાનો મળે અહીં કૂતરું જોઈએ ને બીજું અહીં કોણ હોય દિલ્હી અને દિલ્હીમાં કૂતરા સિવાય બીજું કોઈ હોય ને આ ગાય ભેંસો નીકળે નહીં કૂતરો જશે કૂતરો જ ફરવા નીકળે ને કૂતરો જશે હમ પણ એ જશે એટલે પછી આંગળી થઈને આમ અડ્યો અને એટલે ચાસણી જોવે ને એમ પાછું જોયું હા ના ચીકણું જ છે ને કુતરે કુતરાનું જ છે આ કુતરા કુતરાનું દિલ્હી દિલ્હીમાં બીજું તો હોય જ ને કુતરા સિવાય બીજું હોય કારણ દિલ્હીમાં કુતરા જ બેઠા છે ને કુતરા જ હોય કુતરા સિવાય બીજા મળતો હોય કુતરા છે પણ પાછું એમ છે કૂતરાનો જ છે ને કઈ બીજું કોઈ ચુએમગમ એવું ના ચુએમગમ તો આવતું તો ન હોય એટલે આમ તો આગુ પાછું જ ન થાય ચુએમગમ કુતરા એટલે પાછું ખાતરી કરવા હું ગયું ના ના ના બરાબર કૂતરાનો જ છે કૂતરાનો જ એકસો ને એક ટકા કુતરાનો જ છે પછી ઘરે જઈ પાણીથી પગ ધોયો હાથ ધોયો નાક ધોયું બધું ધોઈને કોગળા કર્યા કેટલા બગડ્યા પગ હાથ નાક અને પાણી ચતુરના ચાર બગડે આને જે હાવ ભણેલો અભણ આપણો ગામડાના માણસ હોય ને પગ એઠે આવી જાય તો હું ક્યાંક પડી ગયું લાગે ધૂળમાં ગઈ સીધો પાણીનો લોટો નાખીને ધોઈ નાખે એને બે જ બગડે ચતુરને કેટલા બગડે આ મૂર્ખા નાકે બગાડે હાથે બગાડે પાછા સલાહ દે પાછું કે આ બધા આ બધું છે ને એકદમ રિસર્ચ કરેલી વાત છે કે એને રિસર્ચ કે આ રિસર્ચ કર્યું હું ગીન બધું આમ કર્યું આનું રિસર્ચ કર્યું હવે તમારા રિસર્ચ આ બોતડાઓ કોઈ માયના જેવાય નથી તમે તમે કૂતરા ગધેડા ઉપર રિસર્ચ કરો છો માણસ ઉપર જોર લગાવો છો એમ ક્યાંથી મેળાવે એક જણો કે બાકસ બાકસની અંદર વંદો રાખે બાકસની અંદર વંદો એટલે બોલે કે આમાં વંદો શું કામ રાખે તું તો કે આના ઉપર રિસર્ચ કરું છું એટલે ભાઈ આમાં શું રિસર્ચ આવ્યું તો કે તમે જોજો વંદાને કેડિયામાં ઓલો દોરો બાંધ્યો અને કીધું ચલો એટલે વંદો હાલ્યો ચાલ્યો ને જોયું ને ચાલ્યો ચલો ચાલ્યો હા તો કે આમાં શું રિસર્ચ આવ્યો તો તમે હમણાં જોજો પછી બંધાને ઊંચો લઈને એક પગ તોડી નાખ્યો પછી મૂક્યો ચલો જો ચાલ્યો ને હા પણ આમાં રિસર્ચ તમે ધીરજ રાખો ને પછી બીજો લઈને બીજો પગ તોડી નાખ્યો પછી પાછો નીચે મૂક્યો ચલો એટલે વૃંદો પાછો ઠરડા ઠરડો ચાલ્યો ચાલ્યો ને જો અરે પણ આમાં રિસર્ચ તમે જોવો હમણાં પછી લઈને એક પાછ ત્રીજો પગ તોડી નાખ્યો પછી ઓલાને નીચે મૂક્યો ચલો હવે એક પગે તો વંદો ક્યાંથી હલે એટલે ઓકે જોયું ત્રણ પગ કાપી નાખો એટલે વંદો સાંભળતો બંધ થઈ જાય છે આને રિસર્ચ કે લ્યો અરે મૂર્ખા મૂર્ખા મૂર્ખાના સરદાર તારા ફાધર હવે ટાટિયા વગર હાલે કેમ તો કે સાંભળતો બંધ થઈ જાય આવા કેટલાય રિસર્ચ ને નામે આ બધું ચાલે બીજે દી તમે પેપર ખોલો ને તો કોફી પીવો ને તો હાર્ટ માટે બહુ સારી જ્યાં બીજે દી બે ત્રણ દી પછી પેપર તમે જુઓ ને તો કે ના કોફી સારી નહીં એ મૂકી દેજો અને ચાય ચાલુ કરજો તો ત્રીજે દી પાછું આવે કે કોફી પીવો ને તો બાળકો સારા થાય આમાં માનવું શું મને તમે એમ કહો કે આપણા ઋષિઓએ જે સંશોધન કરીને એક વાત કરી હોય કે અર્જુન છાલની ઝાડ ઝાડની છાલ તમે ખાઓ એ હૃદય છે અને હાર્ટ માટે એકદમ બેસ્ટ છે આટલા વર્ષો થઈ ગયા યુગો વયા ગયા એને કોઈ મેડિકલ સાયન્સ ના પાડી શક્યું હોય તો તમે કયો એ ઔષધિઓ એની પાસે લેબ હતી કે એમાં ગાલી ગાલી રસને પીસીને પછી માઇક્રોથામામાં જોઈ રાખે એ આમ વંદાની જેમ રિસર્ચ કરતા તન ટાટિયા કાઢી નાખીએ પછી સાંભળતો બંધ થઈ જાય એવી દિવ્ય દ્રષ્ટિથી જોનારા ઋષિઓની વાત આપણે દાંત કાઢીએ છીએ અને આવા અકલમઠા મંદા ઉપર રિસર્ચ કરનારાઓની વાતને આપણે ઓકે માનીએ છીએ સમાજ આખો ચતુરાઈમાં ફસાઈ ગયો છે એ ચાર ગણું બગાડે છે અને કાંઈક જરાક તને સંયમ ધીમની વાત કરો ત્યાં તો ઉલળી ઉલળીની વાતો કરે આ તો અન્યાય છે આમાં તો આમ આવું જ ન જોઈએ ઘણા સંપ્રદાય વાળાએ તો સ્ત્રીઓને અસ્પૃશ્ય શું અદૃષ્ટ કરી દીધી છે તું ભેળો રે ને અમે ક્યાં ના પાડીએ છીએ તું હું એને ભેળો રાહડો લે ને રેને એમાં ક્યાં અમે તને ના પાડીએ છીએ ઉલળી ઉલળીની વાતો કરે સમાજમાં અદ્રશ્ય મોટા મોટા માણસો અકલના ઓથમીર બધા પાછા એટલે થોડી મર્યાદા વેળાથી આખા જુદા રહેતા હોય તો ઉલટાનો ફાયદો છે આઈસીયુની અંદર બધાને ક્યાં જવા દે છે કોઈ ભાઈ તમે એમ કહો છો કે અદ્રશ્ય કરી દે અસ્પૃશ્ય કરી દીધા ક્યાં કેમ તમે રહ્યો છો જાજરૂમાં ગયા હોય તો આપણે જલ્દી કોઈને અડતા નથી આતે બધી મર્યાદાની વાત છે ને રોગી હોય એની પાસે આપણે નથી જતા એમાં સંસારનો મોટા મોટો રોગ છે સૌ સૌની રીત રસમ છે અને એક એક સંપ્રદાયની થોડી છે આ તો અનાદિની છે પણ કોઈ પ્રવર્તાવ્યું નહીં છતાંય જે એવા સાધુ મહાત્માઓ છે એમણે તો એ રીતે પાડ્યું જ છે પણ ચતુરાઈ ભરેલી એવી વાતો લોક એવો મૂરખ ગાંડો હવના તો ફ્રી જોઈએ છે બધું મુક્ત જોઈએ છે એટલે તાળીઓના ગડગડાટ થાય ને પાળનારાઓની હાંસી થાય એક જગ્યાએ એક સાધુ પુરુષે પ્રવચનમાં કીધું કે આ સૃષ્ટિ જ્યારે પરમાત્માએ રસી રચી પરમ કૃપાળુ પરમાત્માએ આ સૃષ્ટિ રચી ત્યારે પેલા પુરુષને પેદા કર્યો અને પછી એની પાંસળીમાંથી સ્ત્રીને પેદા કરી ત્યાં તો સ્ત્રીઓ ઉકળી પડી પુરુષ પ્રધાન સમાજ એટલે અમને અન્યાય થાય છે પેલા પુરુષ કેમ અમને વાહે શા માટે રાખી આવા વિધાનો કરી કરીને અમારો અમારો અમારો અપમાન થાય છે અવમૂલ્યન થાય છે એ સરખે સરખું કયો ત્યાં સુધી મને વાંધો નથી પેલા પુરુષ ને પછી સ્ત્રી જુલુસ નીકાળો સરઘસ નીકાળો ઝુંબેશ ચલાવો નીકળો બધા રોડ ઉપર આવી ગયા કેટલાય ભલા લાકડાના પાટિયા લઈ લઈને બંગડીઓ ખખડાવે ને આ બધાને ભાન કરાવી દો આવી રીતે કેમ કહેવાય કે પુરુષ પહેલા ભગવાને પેદા કર્યો પછી સ્ત્રીને પેદા કરી એટલે આ બધું સરઘસ તૈયાર થઈ ગયો ને એક વ્રત ઠરેલ બાય ડોસી હતા એમણે કીધું દીકરીઓ ધીરજ રાખો પુરુષને ભગવાને પેલો બનાવ્યો પછી સ્ત્રીને બનાવી એ ડાપણનું કામ છે અને એમ જ કરાય કારણ કે પેલા ર કોપી કાઢે પછી ફાઇનલ કોપી કાઢે ત્યાં તો બધા ખુશ થઈ ગયા એ કે તમારી વાત સાચી છે તો કે આ બધા ઘરે વ્યાજ આવ આ આપણે ફાઇનલ કોપી છે એ બધા રફ હે લ્યો તરત જુલુસ ઠરી ગયો પણ એવા ચતુરાય ભર્યા દુનિયાને રાહડે ચઢાવે છે બધા આ નવરાત્રાના અંતે બધું આવશે ખરેખર હકીકતમાં સ્ત્રીઓ સ્ત્રીઓ રમવું દીકરીઓ દીકરીઓ રમે છોકરા છોકરા રમે આવું હોવું જોઈએ પણ એ કઈ થોડું કઈ આપણે કઈ એમ કરવાના છે ન કરે તો કાંઈ નહીં પણ જેને ધર્મમાં રહેવું હોય કમસે કમ રમવા તો ન જાય એમાં રમવા નહીં જોવા તો ન જાય કારણ કે અહીંયા માતાજી તો છે જ નહીં માતાજી તો છે જ નહીં માતાજી તો એને પેલા ભાગી ગયા હોય કઈ રહેવા જેવું જ નથી તો પછી ત્યાં ભક્તિ દર્શન કશું છે જ નહીં એના કરતા ઘેરે રહેવું ને ભગવાનના ગુણગાન ગાવા એનું શું ખોટું તમારી સોસાયટીમાં આવી રીતે દીકરા દીકરાઓ દીકરા દીકરો રમે આવી રીતનું પણ તમે શરૂઆત કરી શકો એટલે સંગ જાળવે માણસ તો પણ ઘણું ઘણું જળવાઈ જાય છે એટલે શ્રીજી મહારાજે કીધું છે કે વૈશ્યાના ગળામાં હાથ નાખીને બેસે અને પછી કે મારું મન ભગવાને કેમ ઠેકાણે ન રાખ્યું તો એમાં રે ઠેકાણે એટલે ઉપનિષદ કે છે ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત ઉતિષ્ઠત જાગ્રત પેલા ઉતિષ્ઠ લખ્યું પેલા ઉભો થા પછી જાગ નહીતર પેલા જાગવાનું હોય કે ઉઠવાનું હોય પેલા જાગવાનું હોય કે ઉઠવાનું પેલા હોય પેલા જાગવાનું હોય પછી ઉઠવાનું હોય ઋષિ એમ કે છે પેલા ઉઠો ને પછી જાગો ઊંધું છે હવે આવો અકલ મઠો વાંચી જાય તો એમ કે આવા ડાયા કહેવાય છે પણ સમજતા તો નથી ઘણી વાર નહીં કથાકાર કોઈ વાત કહેતા કહેતા કહે પછી સૂરજ ઉગ્યો હવે આ બાજુ પછી પશ્ચિમ દિશા હોય અથવા ઉત્તર હોય ને આ માધ્યો સૂરજ ઉગ્યો એટલે એટલે સાંભળનાર હોય વળી એકબીજાને વાતો કરે કથા હારી કરે પણ ખબર નથી પડતી સૂરજ કઈ બાજુ ઉગે સૂરજ કઈ આ બાજુ સૂરજ ન ઉગે જતા આજે સૂરજ ઉગ્યો એમ ત્યાં વળી બાજુવાળો હોય ને એથી વળી શ્રદ્ધાળુ હોય એ કે એ તમને ખબર ન કોગદી ઉગ્યો હોય તો જ મહાત્માજી કહેતા હોય ઉતિષ્ઠ જાગ ઉભો થા પછી જાગ મતલબ શું છે મારે હું અત્યારે એનો અર્થ મેં સરળ સાવ એટલો કર્યો કે કુસંગ જ્યાં વિષયોની રંજાડ જે કાંઈ એવા એવા દ્રશ્યો જે કાંઈ એવો જોગ સંજોગ પેલા સમજણ સમજણ ને મારો ગોલી ઊભા થઈને ભાયા જાવ પછી જાગવાની વિચારવાની જે કાંઈ સમથિંગ જે કાંઈ કરવું ને પછી કરો પેલા ત્યાંથી ભાગી નીકળો એ જ બચવાનો આરા ત્યાં ડાપણનો વિચાર કરવાનો ન બેસે આમાં ખોટું શું થાય સારું શું થાય ત્યાં તો તમે ચૂથાઈ જાઓ પેલા ઉઠીને ભાગો પછી જાગો પછી તમારે જે કરવું એ કરજો એટલે પેલા ઉભા થઈ જાઓ કુસંગમાંથી કુસંગનો ત્યાગ કરે સત્સંગનો જોગ રાખે ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગ ન મળે કાંઈ નહીં પણ કુસંગ તો કોઈ કરવો નહીં એ સંદર્ભો છે અને સારા સારો સત્સંગનો જોગ હોય તો જરૂર જરૂર કુસંગથી બચી સંગત કરે સારો તો એને યુવાનીમાં કે આખા જીવન દરમિયાન પણ આ બધી જે પડવાના પ્રસંગો છે એ ઘણા બચી જાય છે અને ઘણા એનાથી કામયાબ પણ થાય છે તો શુક્ર એ કામનું રૂપ છે એવો હવે બીજો અર્થ બાળકમાં છે પણ સૂક્ષ્મ છે ને પક્વ નથી એ જ્યારે યુવાની થાય છે ત્યારે પક્વ થાય છે અને પક્વ થાય છે ત્યારે કામ વિકાર જાગૃત થાય છે ને હવે બીજું સમજવાનું છે પક્વ થાય છે શુક્ર કામ વિકાર એટલે જાગે છે પણ એ પક્વ થયેલું અતિશય પરિપક્વ થયેલું શુક્ર જ્યારે અતિશય પુષ્ટ થાય છે વૃદ્ધિ પામે છે ત્યારે કામ વૃત્તિ બેકાબુ બને છે પક્વ તો ભલે ન હોય પણ જો અતિશય પુષ્ટ ન થાય ને તો બેકાબુ ન થાય નિયંત્રણ ન રહી શકે એવું ન થાય તો અતિશય વૃદ્ધિ અતિશય પુષ્ટ શેનાથી થાય છે શુક્ર તો કે શુક્રને અને ભોજનને સીધો સંબંધ છે અતિશય ખાવું સારું સારું ખાવું માલ મલિદા ખાવા મેવા મીઠાઈ ખાવા બદામ બેસા નાન તેને એવું બધું ઝારો ઝારો જે કહે એ બધી રસવૃદ્ધિ કરે છે શુક્ર પુષ્ટિ કરે છે એનાથી અતિશય પુષ્ટ થયેલું શુક્ર એ પછી બે કાબુ બને છે એટલે એક વસ્તુ એ સમજવાની છે આહારને શુક્રને સીધો સંબંધ છે બીજી વાત સમજવાની આ કામ દોષ એવો છે ને એ મનોદૈહિક છે લોભ કે ક્રોધ એ મનોદેહી કે નથી કેવળ માનસિક છે કેવળ માનસિક છે લોભ છે એ ગરડો ભાવો થઈ જાય કે બાળક હોય તેમાં લોભ ન હોય એવું તમે નહીં કહી શકો મોટો થાય પછી પ્રગટે અને વ્રત થાય એટલે ક્ષીણ થઈ જાય ના એને શરીરની સ્થિતિ સાથે અવસ્થા સાથે સંબંધ નથી લોભને એને મન સાથે જ સંબંધ છે ક્રોધનું પણ એવું છે કે પાતળો માણસ હોય ક્રોધી ન હોય જાડા હોય એટલે વધારે ક્રોધી હોય બાળકો ત્યારે ક્રોધી ન હોય ને ઘરડપણમાં પાછો ક્રોધ ઘટી જાય બને એવું ના એ માનસિક જ છે પણ કામ એવો છે કે શરીરની સ્થિતિઓ સાથે એ બેલેન્સ પણ ચાય છે બાળક હોય તો ન હોય યુવાની થતે થાય વળી ઢળતા પાણી થાય ધીમે ધીમે ઘટે આ બધું શરીર સાથે જોડાયેલું છે એટલા માટે આપણે ત્યાં તપનો મહિમા આવ્યો છે તપ કરો જો દેહ દેહ દુર્બળ થાય તો શુક્ર દુર્બળ થાય ખીણ થાય જો દેહ દુર્બળ થાય તો શુક્ર ક્ષીણ થાય દુર્બળ થાય ને શુક્ર ક્ષીણ થાય દુર્બળ થાય તો ઇન્દ્રિયો કાબુમાં રહે તો એનો વેગ કાબુમાં રહે એટલા માટે આહાર નિયંત્રણ અને તપશ્ચર્યાની વાત આવી દ્રષ્ટાંત આપે છે ને ભાઈ જંગલોમાં કોઈ લોકોને આ બધા શિકારીઓ લોકોને હાથી પકડવો હોય તો હાથી એમ હાથમાં આવે ને એને કાબુમાં રહીએ પણ એ મોટો ઊંડો ખાડો ગાળે કુવા જેવો વીસ પચીસ ફૂટ ઊંડો અને એના ઉપર ખપાટિયા નાખી દે વાંસના અને ઘાસ પાથરી દે ઓલો અજાણ્યામાં ત્યાંથી હાથીને હલાવે એ જેવો હાલે અને જેવો ખપાટિયા પર પગ દે કડડરો ભૂજ હાથી જાય અંદર પછી એને દિવસો સુધી ભૂખ્યો રાખે એટલે હાથી બિચારો સાવ મળદાલ જેવો થઈ જાય પછી દોરડા બાંધીને એને કબજે કરી લે એમ ઇન્દ્રિયોને જ્યારે આહાર ન આપે દેહ દુર્બળ થાય શુક્ર ક્ષીણ થાય તો ઇન્દ્રિયો પણ કાબુમાં રહી શકે ભલે હાથી જેવી મજબૂત થઈ ગઈ હોય તો પણ શિથિલ થાય એટલે જો શરીર ક્ષીણ થાય છે તો કામ પણ ક્ષીણ થાય છે પણ તપ રિયલ હોવું જોઈએ તપસ્વી કહેવાય ને તપ નહીં એવું નહીં હે એક જણાને એની ઘરવાળી હતી ને એ પતિવ્રતાની જેમ બધો વાતો કરે કે તમે ઓફિસેથી મોડા આવો કામકાજમાંથી મોડા આવો અને મારે પછી તમે જમો નહીં ત્યાં સુધી મારે જમાય નહીં મારે ભૂખ્યું રહેવાનું તો પણ તું જમી લેતી હોય ને તો હું પતિવ્રતા હું તમને જમાડ્યા વગર તો શાની જમું એટલે મારે તો આમ તમે વહેલા આવી જતા હો તો એમાં મારા ખાતર પણ તમારા સમયે જમવા આવી જવું એટલે પછી અમે જમી શકીએ તમે અમારા દયા ખાઓ એટલે આપણે કે મારે આવવું હોય પણ હવે નોકરી ધંધાના પ્રશ્નો છે કાંઈ હવે તારા જમવા માટેથી હું કેવી રીતે વચ્ચેથી આવી શકું તારે ખાઈ લેવું હું છૂટ આપું છું ને તું મને મારો પતિ માને છે ને તારો તો હું તને છૂટ આપું છું તારે જમી લેવું બસ કે નહીં તમે છૂટ આપો પણ શાસ્ત્ર છૂટ ન આપે એનું મારે શું કરવું એટલે મારે તો તમને જમાડવું પછી જ મારે જમાય એટલે મારે તો આવું આવું એટલે આને બિચારાને થોડો જીવ બળ્યા રાખે પણ હવે એને પછી થયું મળે આ કે હું ભૂખી રહું છું હું તો ક્યારેક ક્યારેક મોડો ઠે રાતે નવ વાગે આવું છું આખો દિવસ આમનામ જોઈને પ્રતિદિન ઉપવાસ જ થતા હોય તો દુબળી કાં ન થાય એટલે મેં કીધું ને રિયલ તપ હોવું જોઈએ એટલે આ દુબળી કાં ન થાય ઉલટાને એમ ગલોલા જેવી થતી જાય છે એટલે આ એક બાજુ કે છે તમારે જમાડ્યા વગર બોર બોર જેવડા હું આવું ત્યાં આંસુ પડી જાય પછી હું થાળી જમાડે મને જમાડે પછી પાછી જમે આ બધું હાલું આમાં છે શું આનું કઈ હાર્ડ એવું હોય છે પાણી પીને ગોળ આમ ફૂલતી જાય એવું શું છે પણ જરા જોવું તો પડે એમ જોવું તો પડે એટલે ભાઈ એને એક દિવસ એવો ડોળ કર્યો કે મારે બહાર જવાનું છે કદાચ હું રાતે નવ દસ વાગે આવીશ અરે અરે અરે તમે આવો મોડા મોડા ત્યાં સુધી મારે ભૂખ્યું છે હા પણ હવે બીજું જો કામકાજ છે કંપનીને તમારે જવું તો પડે ને એમ કહીને બહાર નીકળી ગયો પછી ઓલી ઘરકામમાં આડી વળી ગઈ માળિયું હોય છે ને એ માળિયા ઉપર જઈને ચડી ગયો હવે આ દેવી શું કરે છે મારી પતિવ્રતા નાર એ જોઈ આ દુબળી કેમ નથી પડતી એટલે આ તો વયો ગયો એટલે એલાન થઈ ગયું કે તો વયા ગયા થોડોક વાર થઈને ત્યાં તો વાહડા જેવડા શેરડીના બે રાડા ઉપાડ્યા પંદર પંદર વીસ વીસ કાંતળીના શેરડી ગન્ના એ ઓસરીને કોરે બેસીને ભસડા ભસડા શીઘરા જેવા દાંત છો તો આમથી આમ મારે તો ત્રણ કાતળીનો ઉતારી નાખે અને એવો આમ કટકો નાખે ત્યાં તો રસ તો સિચોડામાં ન નીચો હોય એવો નીચો હોય પેટમાં પધરાવી દે કૂતરા કીડિયું ઊંઘે નહીં એવો કોરો છોતો કરી મૂકે તડકામાં નાખ્યો હોય એવો બે શેરડીના રાંઠા મોટા વાહડા જેવા ઉલાળી ગયા પછી શેર થોડી કામકાજ કર્યું વાસણ આમથી આમ તેમ કર્યા પણ શેરડી ખાય ને એટલે ભૂખ બહુ ઉઘડે ઉલટાની એવું છે એટલે શેરડી ભૂખવર્ધક એમાં જો આદુ લીંબુ થોડું નાખ્યું હોય તો તો જોવો ભડકો થાય આપણે એમાં બરફ નાખીને લોકો બગાડે છે એટલે પછી કફ થાય છે નહીં તો ઔષધ જ છે ખાતા પીતા ક્યાં આવડે છે બધાને આ એટલે બે રાડા શેરડી કરડી ગઈ ડોબું કવડે એમ એટલે પાછી ભૂખ ઉગડી એટલે કે અરે રે હવે હું ખાઈશું હવે ઘર તો એના હાથમાં ઘીના ડબરા હાથમાં અને ભાઈ એને ઘઉંના લોટનો શીરો મૂક્યો એ એક લોટ શેર એક ઘી શેરેક ખાંડ એનો હલાય હલાય એવો માસુમ જેવો આમ મંદળ મલમલ મલમલ મલમલ જેવો ફૂંક મારો તો અડધો ગા ઉડી જાય એવો શીરો ભણાયો માલિકો કેસર કિસમિસ આંદે બધું નાખી અને કડાઈ હોતી લઈને બેઠી ચમચી લઈ લઈને એક શેર ઘીનો શીરો ઉલાડી ગઈ ઓલો માળીએથી જોવ્યો વાહ મારી પતિવ્રતા વાહ વાહ હવે આ એક શેર શીરો ઘીનો ગળ્યો સાકરખાંડ નાખેલો મસાલો ખાઈ ગયો તે મોઢું ભાંગી ગયું તે ચાર પાંચ પાપડ શેક્યા અને કોરે કોરા પાપડ ભચડકાવી ગઈ ઓલ્યો ઉપર ઉપર જોવે એ કે હવે આ મારાથી જોઈ નહીં હકાય આ શું ખાશે એ એટલે આમ આગી પાછી થઈને ઉતરીને પછી તરત બજારમાં વયો ગયો જયારે કપાડ બગડ હરખા કરીને પાછું આવીને તરત અંદર આવ્યો આવ્યો લ્યો આવી ગયા બસ તમે કહેતા હતા હું તો રાતે મોડ આવી એ પણ હું તો ગાતો તો પણ રસ્તામાં હળ મને અપશુકન થયા હું અપશુકન થયા અરે સાપ સામો મળ્યો સાપ એટલે પછી મેં થયું કે સાપ સામો મળે આડો ઉતરે તો પછી ન જવાય નકામો કંઈક તને તકલીફ થાય કે મને તકલીફ થાય હા સારું કર્યું તમે ભાઈ આવ્યા સાપ પણ વગડામાં સાપ અરે સાપે પણ કેવો બે શેરડીના હાંઠા જેવડો એવો બે શેરડીના હાંઠા આપણે ભેળા કરીને એવડો મોટો સાપ હું વાત કરું બે શેરડીના સાંઠા જેવડો સાપ હોય ને અરે હોય ને અરે એવડો મોટો સાપ હાલે કેમ અરે હાલે ને શીરામાં ઘી હાલે એમ હાલે એમ હાલે આવડો મોટો તો શીરામાં ઘી હાલે ને એમ સાપ હાલે અને એની ફેણ ફેણ તો ચાર પાપડ જેવડી ચાર પાપડ જેવડી તો એની ફેણ અરે અરે અરે સારું થયું ભાઈ આવ્યા પણ આવો સાપ તમે જોયો ક્યાં મેળા ઉપરથી બે ધોલ ઠોક્યો તને પરિણો એ જ મોટા અપશુકન છે મને શું સાપ અપશુકન કરાવવાના છે મૂર્ખી મેં કીધું આ મહિને બજેટ કેમ આટલું જાય છે આ શેર શેર ઘીના શીરા એક બુકડે ચાર ચાર પાપડ કાલિકા ચંડીનો યજ્ઞ કરવો સસ્તો પડે છે એટલે તપ એટલે રિયલ તપ હોવું જોઈએ નહીતર ઘણા તપ કરે તપસ્વી કહેવાય ફરાળ કરે આ તે બધું કરે પણ ભાઈ ગલોલા જેવા થતા જાય કારણ કે બે ત્રણ લીટર દૂધ લે ને પછી ચૂને ધીમે તાપે મૂકીને કઢી કઢીને બાસુંદી જેવું કરે એમાં કેસર નાખે ના નાખે ને પછી એ પી જાય નિરાયતે રાજગરાનો શીરો કરે સખરિયાનો શીરો કરે આપણને તેમ થાય કે આવું ખાવા હાટું આપણે તપી તપસ્વી થાય ધારું આ તો આ તપ નથી તપ એટલે રિયલ શરીર દુર્બળ થવું જોઈએ બાકી નહીં તો તપસ્વી કહેવાય પણ તપ નથી એટલે આ ધારણા પાણા ચાંદ્રાયણ ને બહુ સરસ બધા તપ છે ઉત્કૃષ્ટ તપ છે બધા વેગ ધીમા પાડી દે પણ શ્રીજી મહારાજે કીધું ને પાછું પારણામ ધ્યાન રાખવું બાકી તો વંદ્ય ખરેખર એનું ફળ મોટું છે ધારણા પાણાનું ચાંદ્રાયણનું કંઈ ઓછું નથી જે કેટલું કરે એનું તો બહુ જ ઉત્તમ ફળ છે પણ એ પારણામાં પછી ખાંગો વળી જાય છે અને પછી થોડું બધું થાય છે અને પછી સરભર થઈ જાય છે એટલે વળી પાછું પુષ્ટિ થાય છે શરીર પુષ્ટિ થાય છે શુક્ર પુષ્ટિ થાય છે એટલે વળી પાછો વેગની સાથે પાછા સંઘર્ષો શરૂ થઈ જાય છે એક ટાણા ઉત્તમોત્તમ વસ્તુ એક ટાઈમ બપોરે જમવું બસ બીજી કશી લપછપ નહીં પણ હવે એમાંય શું છે ઘણા એક ટાઈમ બપોરે જમે એમાં બે ટાણાનું ભેળું જમે નહીં એક જણો મહેમાન આવીને સીધી રોટલીને થાળીને બધું હતું તેમાં એક હાથ લઈને સીધી પંદર વીસ રોટલી એક લઈ લીધી એમાં બે વાટકા શાક નાખ્યું એટલે કે આમ કર્યું કેમ કર્યું તમે તો કે હું થાળીમાં એક જ વાર હાથ નાખું છું એટલે એકારે પંદર રોટલીને ભૂંગળું વાળીને એમાં બે વાટકા શાક નાખીને બેઠો બેઠો ખાય પછી હું એક જ વાર થાળીમાં હાથ નાખું છું હવે બીજી વાર હાથ નાખતો તારો હાથ કાપી નાખીએ આ ત્યાં ખાધું નથી આ ખાતર પાડ્યું એટલે ઘણા એક ટાણા કરે પણ હવે એક ટાણા પણ એટલું બે ટાણાનું ત્રણ ટાણાનું ભેળું વયું જાય એવું એક ટાણું ન કરાય એવું એવું ન કરાય પેટ રાડ્યું પાડે એવું નહીં પાછો ઘણા માનવ એવું ના કરતા હોય પણ સાંજે પછી અડધી તપેલી દહીં ઉલાડી જાય બટેટાની કે પછી પેલા કેળાની વેફર બે ત્રણ કોથળી ઉપાડી જાય એ અને ચેવડો તળેલો એ બધું એટલું બધું એ ભાઈ એનાથી શરીર બગડે આ ચેવડાને ચવાણું મગફળીને તળેલીને બટેલાની વેફરના અંતે એ ખાઈ ખાઈને મરે છે નમકીન વસ્તુ ખાઈને બીપી વધારે છે મીઠું એટલું ખતરનાક છે ઘણા તો થાળીમાં વધારે લે અથાણાનો તો રસો લે એ બીપીના પ્રોબ્લેમ એકસો ને અઢાર ટકા મીઠાથી જ થાય છે તમે મીઠું કમ રાખો બીપી થાય જ નહીં બીજા ટેન્શનથી નાનથી શારીરિક રીતે થોડું ઘણું વારસાગત રીતે આવતું હોય તો ભલે પણ તો છતાં જે મીઠો મીઠું છે નમક સોલ્ટ એ બહુ ખતરનાક છે વાપરવો હોય ઘરમાં તો લલ્લુ રજલાલને ત્યાંથી સિંધાલુણ મળે છે એ સિંધાલુણ છે ને એ સારું દેશી મીઠું જે આવે છે ને દરિયાનું એના કરતાં આ સિંધાલુણ એટલે પહાડમાંથી જે ખારસ જરે ને એનું મીઠું આવે પણ ખાતરીવાળું મીઠું લલ્લુ વરજલાલનું ગાંધી રોડ કે જ્યાં બ્રિજમાં છે ને ત્યાં એનું એનું મીઠું સારું આવે એ મીઠું નાખવાથી ખારાશ પણ સારી રહે શરીરને નડે પણ ઓછું પણ એનો અર્થ એવો નહીં પાછો એના ઉપર તમે લઈને એમાં પાછા થાળીમાં નાખો ને પછી દહીંમાં નાખો થોડું દાળમાં નાખો ને થોડું નામાં નાખો ને એ વધારે મીઠું ખતરનાક છે એટલે એ આ નમકીન પછી એકટાણા ચેવડાવાળા ખાઈ ખાઈને શરીર બગાડી નાખે ગેસ થઈ જાય જાડા થઈ જાય પછી પેટમાં કાંઈ ટકે નહીં જ્યારે જોવે ત્યારે જાજરૂ પાસે ઊભા હોય આમ શું થાય છે મારું પેટ છૂટી પડે છે પણ છૂટી જ પડે ને તમે હાવ ફોફલું કરીને બબ બબ બબ થઈ જાય એવું આમ પણ આવ જરા કાબુરી એવું કઈ રેવા જ દીધું નહીં એટલે એવા ચેવડા ચવાણા નાંતે તળીને પેટ બગાડવા એ કોઈ તોપ નથી એક ટાણું એટલે એક ટાણું વ્યવસ્થિત રીતે જમો અથવા બપોરે થોડું જમો સાંજે એના કરતા સમ્યક આહાર બે ટાઈમ જવો બે ટાઈમથી વધારે જમવાની જરૂર હોતી જ નથી બે ટાઈમ બહુ સારું માપસરનું જમવાનું ભગવતસિંહ ગોંડલ બાપુ ભગવતસિંહ જમવા બેસે ત્રાજવાન કાંટા આવે રોજ સો ગ્રામ રોટલો બસો ગ્રામ રોટલી પચાસ ગ્રામ ભાત મપાઈને જમે અને જીવા ત્યાં સુધી તાવ નહીં માથું નહીં રોગ શું કહેવાય ખબર નહીં કારણ કે ગમે એટલું સારું આવે ત્રાજવે જોખીને જ ખાય રોજ સામે ત્રાજવું આવો કોઈ પુરુષ મળ્યો નહીં હોય બોલો આવું તો ગાંધી બાપુએ નહીં કર્યું જોખીને ખાઈ લ્યો બોલ હવે તો સ્વાભાવિક રીતે સારું જ છે એટલે સમ્યક આહાર એટલે માપસર આહાર માપસર જમવું માપસર જેમાં કોને કહેવાય સીધું સાદું તમને કહો જમી લીધા પછી આપણને પેટ ઉપર ધ્યાન ન જાય એ માપસર જેમાં કહેવાય આ આપણને દસ આંગળી હાથની છે દસ આંગળી પગની છે ક્યારેય નજર જાય છે બત્રીસ દાંત છે ક્યારેય નજર જાય છે પણ એકમાં કંઈક દુખાવું પડે તો તો જીવ ત્યાં જાય ને એનો અર્થ શું છે તંદુરસ્ત નથી એમ પેટ ઉપર ધ્યાન જાય સમજવાનું કે આપણે ખાધું છે તંદુરસ્ત નથી પેટ ઉપર જયારે ધ્યાન ન જાય જીમ્યા પછી તો સમજવાનું કે બસ આપણે સમ્યક જીમ્યા છે પણ એવું તળીમલા જેવું કરીને બેઠા હોય પછી મને ડાઇનિંગ ટેબલની નહીં જરૂર પડે અહીંયા ડીશ મૂકીને તમે અહીંયા અને આમ મારો ને ટકોરો બોલે તળીમ જેવો અને પછી એવો હો હોવાય આહા હવે મને ઉભો કરો ઉભો કરે તો ઘઉં મને હુવડાવી દો હવે હુવડાવી દો તકિયો લઈ લો તકિયો હવે એને તક લઈને પાછો હુડે એ મને શ્વાસ ચડે મને ઉભ કરો ત્યાં વળી જાણ્યા કાકા જેવું મળવા આવે તો શું થાય છે આમ કેમ ગળથોલિયા કર એ ભાઈ આ ઘરવાળાનો હાથ હારો મીઠું હારું વેણ હારા વધારે ખવાઈ ગયું તમે હોવા છો એમ કરો તમે એક ગ્લાસ દૂધ પી જાઓ એટલે આમાં જગ્યા નથી એટલે એ ન માને ત્યાં બીજો આવે આમ હોવાય એમ નહીં તમે શીર્ષાસન કરો લે હવળા નથી બેસી શકતા એમાં શીર્ષાસન ક્યાં કરવા જાવ આ સમ્યક આહાર નથી સમ્યક આહારનો બીજો અર્થ એવો ઉર્જા છલકાય પણ નહીં અને ઉર્જા ઘટે પણ નહીં ઉર્જા છલકાય એટલે રસ થાય રસ થાય એટલે શુક્રપુષ્ટિ થાય એટલે નાઇટ ડિસ્ચાર્જ થાય જે થાય આજે બધા પ્રોબ્લેમો પછી ઉર્જા વપરાઈ જાય એટલી કેલેરીમાં એટલો આહાર ખાય એટલે બધું હાંજ પડે વપરાઈ જાય બસ પૂરું થઈ ગયું ઘણા તો સૂતા વખતે ન ખાવાનું ખાઈને સૂવે એ મનાણ છે એટલે સમ્યક આહાર ઉર્જા જરૂરી હોય એટલો આહાર કરે વપરાય જાય બીજું સમ્યક આહાર એટલે યોગ્ય આહાર સાદું સીધું ભોજન બહુ રસદાર ને માવા મીઠાઈ ને મસાલા નાનતે જેને સંયમ પાળવો છે પછી તમે ગ્રહસ્થ હો તોય એને શુક્રપુષ્ટિ થાય એવી અતિ વસ્તુઓ કેટલા લાડવા ખાધા અમે ગણતા નથી ગણીએ તો પેટમાં દુખે ભાઈ તમારે કઈ એવું એવું કઈ નથી કે તમારે છૂટી જ છે બધાએ બધાને જાણવાનું છે કે શરીર તો બધાના સરખા જ છે એટલે મેવા મીઠાઈ મલિદા મલિદા તે બધું ખાવું અને પછી સંયમની વાતો કરવી આકાશનાથી તારા વીણવા જેવી વાત કઠણ છે એટલે ભોજનનો સંયમ યોગ્ય સાદો સીધો અને સાદું સીધું પણ વારે વારે ન ખાવું સવારે ઉઠીને સાંજે હોઈ જાય ત્યાં સુધીમાં ફ્લોર મિલની જેમ ભૈડીઓ ચાલુ જ હોય તો સાદું પણ કાચો રસ પેદા કરે છે એટલે ગુણાતીતાનંદ સ્વામી કે બાર ઉપર એક વાગ્યે ખાવું એટલે રસ ન થાય એટલે આખી વિકાર ન થાય આ બધી એની મેથડ છે એટલે સાદામાં પણ માપ રાખવું બસ બે વાર જમ્યા જમ્યા પછી પૂરું થઈ ગયું પછી શારીરિક પછી અમુક ઉંમર થાય પછી અમુક વસ્તુ લાગુ નથી પડતી એને તો પાંચ કટકી જમવું પડે એ ઉંમર અમુક ઉંમર સુધી જ વધારે હોય છે ને એમાં આ જો દૂધ છે દૂધ સારી જ વસ્તુ છે ભાઈ પણ હકીકત એવી છે કે દૂધનો આ દૂધ પીવાનું કે લેવાનું કોઈ દિવસ રાત્રે ન રખાય દૂધ અત્યંત તીવ્ર શુક્રવર્ધક વસ્તુ છે રાત્રે ન લેવાય એનો દૂધ લેવાની જરૂર હોય તો સવારે લેવાય એટલે એની દિવસ દરમિયાન એની ઉર્જા ખતમ થઈ જાય પણ રાત્રે દૂધ લેવું અમુક ઉંમર પછી પાછળનો બાધ નથી પણ અમુક ઉંમર સુધી રાતના દૂધ પીવું એ તીવ્ર શુક્રવર્ધક છે એ ઘણું બધું ડિસ્ટર્બન્સ પેદા કરે છે તો આ બધો થયો સમ્યક આહાર કારણ કે શુક્રને આહારને સીધો સંબંધ છે પણ હવે જમવામાં તો ખાવા પીવામાં ક્યાં કોઈ ધ્યાન રાખે છે કઈ કોને કઈ છે પણ એક જ આહારનો સંયમ એવું જ નહીં પંચેન્દ્રિયોનો આહારનો સંયમ કરવો એ સંયમને માટે ઉપયોગી છે આંખથી એવું જોવું નહીં કાનથી એવું સાંભળવું નહીં એવા લોકોને અડવું નહીં એવાનો જોગ રાખવો નહીં એવા સ્થાનમાં જવું નહીં આ બધું પંચેન્દ્રિયોથી રાખે કારણ કે હવે તમે એવું જોઈ ગયા તો જોયા પછી મન કાબુમાં નથી રહેતું એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે પશુ પક્ષીની એવી ક્રિયા હોય તેને જોવી નહીં ઘણાને અતિશોક્તિ લાગે પણ ઘણા લોકો એવું બધું જોયા પછી જ બે કાબુ થાય છે એટલે અજામિલ કાંઈ નહોતું પણ હવે એમણે એ પેલા વેશ્યાઓ હતી અને થનગનાટના અંદર જંગલમાં તુલસી ફૂલ લેવા ગયો અને એ બધું જોયું એમાં પવિત્રપણે રહેનારો બ્રાહ્મણ વૈશ્યાગામી થઈ ગયો એટલે ન જોવા જેવું ન જોવે હવે ટીવી ચેનલ ઓન કરીને બધું જોવે તો પછી તો પછી ક્યાં માનસી પૂજા નથી થવાની ભાઈ જે દ્રશ્યો જ્યાં બીજે થતા હોય એવું કંઈ રચવાનું હોય થતું હોય તો માણસ સલુકાઈથી એને બંધ કરે એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે વિષયને માર્ગે આંધળા થાવું બેરા થાવું લુલા થાવું પણ આસક્ત થાવું એમ થાય કે આ બાપા શું બોલે છે બોલો હવે આ વેદ ઉપનિષદના સાર જેવી વાત વિષયને માર્ગે આ કેવી રીતે વ્યંજના આમ કેવી રીતે વાક્યની ગૂંથણી નીકળે વિષયને માર્ગે આંધળા થાવું બેરા થાવું લુલા થાવું પણ આસક્ત ન થવું બધું આવી ગયું એવું દેખાતું હોય તો આંખ બંધ કરી દે એટલે વિષયને માર્ગે આંધળા થઈ જાય એવું થતું હોય તો કવિ કાકા કાલેલકરે લખ્યું છે કે મેં મારી જુવાની અવસ્થામાં મને એવા મિત્રો મળી ગયા અને એણે એવી ગંદી ગંદી વાતો કરી એ મને પછી તો હું જાગી ગયો એનો મેં સંગ છોડી દીધો પણ મારા જિંદગીમાં બહુ લાંબા સમય સુધી મને એના શબ્દો અસર કરતા રહ્યા માટે હું યુવાનોને બધાને ભલામણ કરું છું કે એવા લોકો હોય ને એની વાતો ક્યારેય સાંભળતા નહીં જો તમારે પવિત્રપણે જીવવું હોય તો આ દુર્ગણો ભાઈબંધોમાંથી જ આવે છે ને ભાઈબંધોમાંથી જ આવે છે એટલે એવી દોસ્તી નહીં એવા સાંભળવું નહીં એવું જોવું નહીં આ બધી બાબતો તો પર્સનલ જેને જીવનમાં કંઈક સારું જીવવું હોય તો એને ખ્યાલ રાખે તાય ભાઈ જુઓ એક જીવન છે આ તો એટલે ન જોવું હોય ન સાંભળવું હોય તો પણ ઘણી વસ્તુઓ સ્વાભાવિક જોવાઈ જાય છે દેખાઈ જાય છે આ બધું થાય જ છે તો એના તો હલચલ મચે જ છે ને એટલે હવે એના થોડા થોડા ઉપાયો છે એક પહેલી વાત કારણ કે અમુક તો ભરાયેલું જ છે અમુક સ્વાભાવિક રીતે કચરો આવી જ જાય છે હલચલ થાય છે અંદર મગજમાં મનમાં તો એક એવી વસ્તુ છે કે આપણા જીવનમાં એક કાંઈક એવી પ્રવૃત્તિ હોવી જ જોઈએ સર્જનાત્મક અને રસાદાર કે એ પ્રવૃત્તિમાં પડીએ ને ત્યારે બધું ભૂલાઈ જાય તો મન છે ને અન્ય મનસ્ક થઈ જાય અને એની પ્રવૃત્તિમાં ભૂલા ઘણા લોકો સંશોધકો છે એ ભૂલી જ જાય છે ને કેટલા ખોવાઈ જાય છે શું દુનિયા છે શું છે કાંઈ એને લેવા દેવા નથી રહેતી એનું કારણ એની એટલી પ્રિય પ્રવૃત્તિ છે એટલે એવી રીતે સર્જનાત્મક રચનાત્મક સારી પ્રવૃત્તિમાં જો મન ગળાડૂબ થઈ જાય સારાભાઈ કે કોઈ મેં એનો પ્રસંગ કીધો છે વિદ્યાર્થી પંચલક્ષણમાં એ એની યુવાની ઉંમરમાં પિતાજી નાની ઉંમરે જતા રહ્યા બધી આખી મિલોનો બધો વહીવટ ઉદ્યોગનો એના ઉપર આવ્યો પણ એ એટલા બધા એમાં ઓતપ્રોત થઈ ગયા કે એક છોકરીને કીધું તું કે આપણે લગ્ન કરીશું એ ભૂલી ગયા એને પાંચ વર્ષ લઈ ગયા ઓલી છોકરી તો રાહ જોવે પરિવાર રાહ જોવે આવડા મોટા માણસ કેવું કેમ પછી કોઈના દ્વારા કેવડાવ્યું ત્યારે કપાળ કૂટ્યું ઓહો હો હો પાંચ વર્ષ થઈ ગયા હું તો ભૂલી ગયો આ પ્રવૃત્તિ છે એટલે રસદાર જો પ્રવૃત્તિ હોય તો મન ડિસ્ટ્રેક એકમાંથી બીજી ટ્રેકમાં લઈ જાય તો એને ફાયદો થતો હોય છે પણ એને વાગોળ્યા રાખે તો મરે એટલે ભલે નાની મોટી રીતે પણ એક પ્રવૃત્તિ આમાં આવી મગજમાં ચડી તો તરત બદલી નાખવું બીજા કામમાં વળગી જવું બીજી પ્રવૃત્તિ લઈ લેવી બીજી કંઈક રસદારમાં બીજાની પાસે જવું આ બધી જે સાઈડો બદલવી એ એક કરવા જેવું આવે બીજી વસ્તુ છે યોગાભ્યાસ છે પ્રાણાયામની જે પ્રક્રિયાઓ છે યોગની પ્રક્રિયાઓ એ નીલકંઠ વર્ણિનો પછી જવાબ લખ્યો રામાનંદ સામે ભુજથી તો એમાંય પણ કીધું સંતોને લોજના સંતોને કે બધા તમે યોગાભ્યાસ કરજો કારણ કે યોગાભ્યાસ કર્યા વગર મનની અંદર અનન ચંચળતા ઉઠે છે નત નવા ઘાટ ઉઠે છે અને બ્રહ્મચર્ય શુદ્ધ પડતું નથી માટે વર્ણિ આવ્યા છે તો તમે બધા યોગાભ્યાસ શીખજો જેથી કરીને શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થાય એટલે યોગને સંબંધ છે કારણ કે શરીરને મનને શુદ્ધિ કરનારું ખાસ કરીને વિચારોને એ યોગ પ્રક્રિયા છે પ્રાણાયામની પ્રક્રિયાઓ છે એને બેલેન્સમાં લાવે છે શુદ્ધ કરે છે પણ ભાઈ એક તમને કહું પ્રાણાયામ છે ને સીધા સાદા સરળ પ્રાણાયામ કરવા બહુ તેજ તીવ્ર ને બહુ જટિલ અઘરાન એવા પ્રાણાયામ ન કરવા લગભગ તમે જોજો કે એવી બહુ પ્રાણાયામ આવા બધા કરવા વાળા હોય ને જટિલ પ્રાણાયામો છેલ્લી અવસ્થામાં એને પેરાલિસિસ થઈને મરે છે કારણ કે બહુ પ્રબળ છે પ્રાણ ઘણા લોકો ફૂફાડા મારી મારીને જે કરે છે ને એ પછી ધંધા ખોટાય પ્રાણને છંછેડાય નહીં પ્રાણ તો ભાઈ પ્રાણ છે પંચ પ્રાણ ઉપર શરીરનું બેલેન્સ છે પછી ગમે તેમ કરીને ઝાટકા મારો એ ચૂથી નાખે આખું અંદર અત્યારે ન ખબર પડે પણ પછી પક્ષઘાત થાય બીજા દર્દો થઈ જાય એક શરીર હલે નહીં ચલે નહીં કારણ કે પ્રાણ ચૂથી નાખ્યો છે એટલે જટિલ પ્રાણાયામ ન કરવા સીધા સરળ પ્રાણાયામ કરવા આસનો યોગાસનો કરવા પણ યોગાસનોમાં સરળ અને સારા સિમ્પલ યોગાસનો કરવા શીર્ષાસન તો જિંદગીમાં કરવું નહીં તમે ભલે બધા કહેતા હોય શીર્ષાસન કરો ઊંધે માથે લટકી જાય અડધો અડધો કલાક મરવાના ધંધા છે શીર્ષાસન કોઈ દી ન કરાય હવે પેલા તો શું છે શીર્ષા બે એક જ વસ્તુ તમને કહું એટલા માટે ન કરાય એક જ બીજી તો ઘણી છે એ લાંબુ વાત કરવા જાય તો આપણે સમય ખોટો એમાં વયો જાય એક તો શીર્ષાસન કરતા પહેલા બિલકુલ કબજિયાત ન હોવો જોઈએ પેટ એકદમ મળ પ્રવૃત્તિ સાફ થઈ જવી જોઈએ પછી તમે કરો હવે નહીતર હવે બે દીથી જાજરું ગયો ન હોય અને શીર્ષાસન ઓલો બધો કદડો હેઠો આવે ઉલટાને નિરોગી થવાને બદલે રોગી થાય એટલે વાયુની શુદ્ધિ હોવી જોઈએ મળ શુદ્ધિ હોવી જોઈએ મૂત્ર શુદ્ધિ હોવી જોઈએ રક્ત શુદ્ધિ હોવી જોઈએ આ બધું થાય પછી શીર્ષાસન એના શીર્ષાસન તોય માપમાં કરાય આ બધું બેલેન્સ બેલેન્સ તૂટી જાય મણકા મણકા ખાઈ જાય એક જણાને એક જણાએ કીધું તમે શીર્ષાસન કરો તો ફાયદો થશે કર્યો બીજે દી ગયો ફાયદો થયો તો હા ફાયદો થયો એક દાડામાં ફાયદો તો હા બામની શીશી છ મહિનાથી જડતી નહોતી પટારા હેઠે દેખાણી ઊંધો થયો ને એને શીશી દેખાણી કે આનો ફાયદો થયો યોગ કરે ફાયદો થાય કે એટલે જટિલ યોગાસનો સીધા સાધા સલવાસન હોય ભુજંગાસન હોય પશ્ચિમોત્તાનાસન હોય હલ્લાસન હોય એ આકરણ ધનુષાસન હોય એવા બધા હળવા હળવા યોગાસનો કરવા બાકી ભાઈ તમને એક વાત કહી દઉં વચમાં યાદ આવી ગઈ એક જણો રેડિયા ઉપરથી કાંઈક કંઈક શીખીને કરવું એવું નિમ તે ઘરે બેઠો છે રેડિયામાં યોગના ક્લાસ આવે હે ભાઈ નાનકી કેવી પેરી ચડી બારણું કર્યું બંધ એને મારી સ્ટોપર હાકળમાં ભરાવી હાણસી અને પછી રેડિયો કર્યો ઓન આકાશવાણી હવે યોગના ક્લાસ શરૂ થાય છે જે પ્રમાણે અહીંથી કહેવામાં આવે તે જ પ્રમાણે સુગ્ન લોકો એને અનુસરશું સૌથી પહેલા ચટાઈ પાથરીને બંને હાથ અને ખોળામાં રાખી એક સીધી સાદી રીતે પલાઠી લગાવો ઊંડા શ્વાસ લઈને ઊંડે સુધી શ્વાસ ફરો અને પછી ધીમે ધીમે ધીમે ધીમે એને પેટને ખાલી કરો ફેફસાને ખાલી કરો એકદમ ખાલી કરો એકદમ ખાલી કરો બધું જ ખાલી થઈ ગયું હવે ખાલી થઈ ગયું હવે ધીમેથી તમે એક પગને ઉપાડી અને તમારી ડોકો પાછળ આને આસન કહેવામાં આવે છે દ્વિપાદ કંધાસન હવે આને ઉપાડ્યું ગમે તેમ કરીને ચડાયું ત્યાં તો બીજો ઓર્ડર આવી ગયો હવે તમે ધીમેથી શ્વાસને એમ જ રોકી રાખશો અને બીજો પગ લઈ ધીમે થી તમે ડોક ઉપર ચડાવી દો અને ચડાવ્યો કડાકા બોલ્યા કોઈ દી જિંદગીમાં ચડાવેલા નહીં આટી પડી ગયા પરસેવે આખો રેબ જેબ પછી ઓલે કે હવે ધીમેથી શ્વાસ લો પણ લેવાય તો લે ને શ્વાસ તો ઘણો લેવો અને પછી તમે એક પગ નીચે ઉતારો આવડી આવડી ગાળ્યો દો ઉતારો કેમ નીકળે ચહકે નહીં અને પાછું દુર્ભાગ્યના અભાગ્યના કામ તે હાણસી ભરાવીને બેઠેલો સ્ટોપર મારી અને પછી રણગોવાળ્યો એ મરી ગયો સગના એ તારો બાપો હલવાનો એ ક્યાં ગયો એ ઓલી ક્યાં ગઈ કાળમુખી મારી ઘરવાળી એ સોડી એ સોડીની મા એ બબલાના બાબા આમથી આમ ગોથા કે રણ ગોવાળ્યો આખા ઘરમાં ફરે એની માં એ ઘરવાળી વાસણ ઉઠે કે આ હું ધમાકા બોલે પણ આ તો ઠહકાવીને બેઠો ભાગ જોગે વેન્ટિલેશન હશું વેન્ટિલેશન હતું છોકરા બધાને બોલાવ્યા આડોશ પાડોશ બે ત્રણ બોલાવ્યા એ કે મારો વર્ક હલવાઈ ગયો છે હું એને ખબર નહીં બિચારી આવું ભોળી ભટાક એ કે વેન્ટિલેશન તોડ્યું ત્યાંથી જોયું ત્યાં તો રણગોવાળિયા જેમ ભરે દાલ કાચબો આમાં ઓલી નથી ડોલ આવતી પેલા ચાઇનીઝ રમકડું ગમે એમ નાખી દે ભટક દઈને આમ રહી જાય એમાં આમ ડોલે રાખે આમ આમ થઈ જાય અરે ભાઈ વેન્ટિલેશન તોડ્યું ત્યાંથી સ્ટોપર ખોલી લાકડી ભરાઈને હાણસી કાઢી અને પછી આવ્યા અને પેલા વળગ્યા પણ જ્યાં કડાકો બોલે અને ઓલો ખીજાય પણ કાઢવું તો પડે ને કપાય છે થોડું અહીંથી મળી મળીને કાઢ્યા છ મહિનાનો ખાટલો થયો બધા સ્નાયુ વાયુ ખેંચાઈ ગયા આવા ધંધા ન કરવા સીધા સાધા આસન પ્રાણાયામ યોગાસન કરવા એનાથી આપણી અનુલોમ વિલોમ પ્રાણાયામ હોય ડાબેથી લ્યો જમણેથી કાઢો એની માત્રા સરખી રાખો બેસો નિરાતે નાડી શોધન જેને પ્રાણાયામ કહેવામાં આવે છે એમ તમે અડધો કલાક કરો મન એટેન્શનમાં આવે મન શુદ્ધિ થાય ચિત્ત શુદ્ધિ થાય એવા બીજા ભ્રામરી જેવા પ્રાણાયામ હોય સીધા સાદા હોય સમય હોય તો આ બધું કરવાથી મનના વિકારો છે શાંત થાય છે ચિત્તની શુદ્ધિ થાય છે ભરાયેલી વસ્તુઓ પણ બેલેન્સમાં આવે છે એનાથી મહત્વની વસ્તુ છે ત્રીજી એ છે ભગવત શરણાગતિ સાથે ભજન વિકારોનું શમન કરવા દોષોને નિકાળવા <clears throat> ભગવાનનું ભજન કરવું ભગવાનનું આશ્ચર્ય રાખો કારણ માયા કોની છે માયાને છે દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એવે પ્રપદ્યંતી માયા મેતામ તરંતી તે મારે શરણે આવે તો એને માયાથી હું ઉગારી લઉં છું એ માયાને તરી જાય છે એટલે ભગવાનનો આશરો લઈ શરણ શરણાગતિ થઈ ભજન કરવું <clears throat> જગન્નાથપુરીમાં એક હરિદાસજી નામે મહાત્મા આખો દિવસ કૃષ્ણ ભજન કરે પણ ઘણા લોકો બહુ સારું ભજન કરતા હોય સારી રીતે જીવતા હોય ઘણાને પણ ખટકતું હોય એટલે એવા તરકટિયા છે ને એને આ મહાત્માજીનો હવે બિચારા એ તો ભજન કરે પણ હવે ખ્યાતિ કોઈનાથી સહન ન થતી હોય એટલે એમણે અમુક એવી ટોળી હતી ને એણે એક વેશ્યાને તૈયાર કરી જોજો એ કે તું આ મહાત્માને છે ને પાડી દે ઓલી વેશ્યાને એમ થયું કે ભાઈ કે તમે તું માગ એટલા પૈસા આ તો પૈસાની મતલબી હોય પછી તો બુદ્ધિ તો હોય નહીં નહીં એવા ધંધામાં શું કામ જાય એટલે પૈસાના યાર એટલે કે સારું અમારે માટે મહાત્મા શું કા શું તે શું પૈસો અમારે બધું એટલે આવી રાતનો સમય છે મહાત્માજી હરિદાસજી એક તારો લીધો છે એકાત્મા કીર્તા ભજન ગાય ભેસી આવી નક્ષી શણગાર સુધી ધીમેકથી આવી ઝૂંપડીનું બારણું ખોલીને બેઠી બાબા હા મારો સ્વીકાર કરો <laughs> અત્યારે જે મારે ભજનનું અનુષ્ઠાન ચાલે છે આ પૂરું થઈ જાય ને પછી સ્વીકાર કરીશ પણ મારે જે ચાલે છે એ પૂરું કરી લો હા હા હા કાંઈ વાંધો નહીં તમે તમે તમારે પૂરું કરી લો હું અહીં બેઠી હા બેસ એને રાખ્યું શરૂ અને પછી કૃષ્ણની ધૂન ઉપાડી હરે કૃષ્ણ હરે કૃષ્ણ માધવ ગોવિંદ મુરારી છે ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ એવી સરસ ધૂન ઉપાડે એવી કૃષ્ણની જુદા જુદા રાગની ધૂન નામ સિંગ કરતી ઉપાડે અને આમ કરતા કરતા સવાર પાડી દીધું એટલે ઓલી થયું કે ભાઈ આજે તો આનું અનુષ્ઠાન કાંઈ પૂરું થયું નહીં એટલે વહી ગઈ બીજે દિવસે પાછી બીજી રાતે આવી હા ભજન તો આનો નિયમ હતું હે બાબા સ્વીકાર કરો આ પૂરું થઈ જાય ને પછી તારો સ્વીકાર કરીશ એટલું તો તારે મારું માન જાળવવું જ પડે એટલે બેઠી હે પછી હરે કૃષ્ણ ગોવિંદ હે ગોવિંદ હે ગોપાલ હે માધવ મધુર મધુર નામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આવી બધી ધૂનો એવી સરસ બોલે ઓલી સાંભળ્યા હવાર પડી ગયું વહી ગઈ ત્રીજી રાતે પાછી આવી બાબા મારો સ્વીકાર કરો પછી કેટલા દિવસ આમ રખડાવો તો કે સ્વીકાર કરવાનો જ છે પણ આ ભજન પૂરું થઈ જાય ને એટલે પછી કરું એટલે બેઠી આને ભજન કર્યું સવાર પડતા પડતા ત્રીજા દિવસે તો વૈશ્યાની આંખમાં ચોધાર આંસુ પગમાં પડી ગઈ બાબા તમે મારો સ્વીકાર તો કર્યો પણ પેલી રીતે નહીં મારા આત્માનો સ્વીકાર કરો ને મને તમારી શિષ્યા બનાવો ને કૃષ્ણ દીક્ષા આપો ભગવાનનું નામ સાંભળતા સાંભળતા વૈશ્યના વિકારો સમી ગયા ભાઈ એક બીજાના વિકાર જો ભગવાન નામ સાંભળવાથી જપથી ઓગળી જતા હોય ને શુદ્ધ અને વૈશ્યા જેવી વૈશ્યા શુદ્ધ થતી હોય તો આપણે પ્રેમથી જો ભગવાનના નામનું ગુણગાન કરીએ તો આપણા વિકારો કેમ શાંત ન થાય જરૂર થાય પણ એમાં દુઃખ સમજવા જેવું હોય છે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે ને એ હનુમાન ચાલીસા કરી કરીને થાકી ગયા તોય વિકાર તો એવા ને એવા એમ ન બધું કાંઈ ઓછું થતું નથી એકાદશીઓ કરી તોય કાંઈ ઓછું ઉલટાના ધખારા વધે છે પણ કાંઈ ઘટતું નથી આ લપ બધે મૂકો ને એક ભાઈએ ગાંધીજીને કીધેલું કે મહાત્માજી આ બધું તમે કહો છો રામ નામ બધું કરજે રામ નામ બધું કરી દે હું તો રામ નામના જપ કરી કરી થાકી ગયો પણ મારા તો કામાદિક વિકારો વધવાને બદલે એટલે ઘટવાને બદલે વધતા હોય એવું લાગે છે અને મને તો આમાં કંઈ નથી સાર દેખાતો મેં તો બધું મૂકી દીધું હવે માળા બાળા બધું જપ કરવાનું ગાંધીજી કે હા હા હા હા ભાઈ છોડવા જેવું ન છોડ્યું ન છોડવા જેવું કેમ છોડ્યું કામ ન છોડા ક્રોધ ન છોડા નામ જપન ક્યું છોડ દિયા છોડવા જેવા તો કામ ક્રોધ હતા એ છોડી દીધા વાત તો આ ભગવાનનું નામ તો સારું છે એ કેમ છોડી દીધું પણ માણસને શું છે ભૂલ ત્યાં છે સાધના જપ માળા એકાંગી કરે છે આવા તો ઘણા ગોથા ખાય છે કોઈ કીધું હોય ભાઈ આવું બધું છે તો હનુમાન ચાલીસા કરો હનુમાનજી સાચી વાત છે હનુમાનજીની ઉપાસના પર્સનલ જીવનમાં હોય એ બહુ ઉત્તમોત્તમ છે હનુમાનજી કોઈ એવું તત્વ નથી કે જે આપણને કંઈ બીજે ઢળી જાય ઉલટા આ બધી બાબતોમાં હનુમાનજી આપણને પ્રસંગે જેમ તે ગમે તે રીતે ધીમેથી સાચવી અને એવી રીતે શ્રીહરિના ખોળામાં મૂકે ને એ આપણી મહેનતથી કોઈ મરી જાવ ને તો હાથ જન્મી ન થાય એ હનુમાન દાદો કરી દે એટલે હું નથી કહેતો તમે કરો એવું પણ એ દાદાની ઉપાસના એના માટે છે એમ એ બધું બધી રીતે ભક્તોને જાળવવા માટે જ છે એટલે પણ કરતા હોય કોઈ પણ એની જો સમજણ ન હોય એટલે શું થાય કે ઘણું કર્યું પણ હતા એવા ને એવા એમાં એકાંગી થાય છે એટલે પેલી હું બહુ ટૂંકમાં તમને વાત કરીશ કે એક રાજાને ત્યાં એક સિપાઈ કામ કરતો હતો એમાં એની રાજકુંવરી ઉપર અચાનક નજર પડી ગઈ તો એમાં લુબ્ધ થઈ ગયો હવે એને એમ થયું હું આને પરણું પણ રાજાની કુંવરીને સિપાહીરો ક્યાંથી વરે પહાયતા જેવો સિપાઈ હવે મન લાગી ગયું એટલે આ તો એવું છે ને કે મનમાં મનમાં હોવાય એટલે પછી આ દુબળો મીંડો પડવા એ અને ઘરમાં એના ઘરનાને એમ લાગ્યું કે આને કંઈક તકલીફ છે એટલે વારે વારે પૂછે કે તમે કેમ હવે બરાબર જમતા નથી પ્રેમ રોગ હમ પ્રેમ રોગ હોય જ નહીં મોહ રોગ હોય પ્રેમ કોઈ દી રોગ હોતો જ નથી મોહ રોગ હોય છે એટલે કેમ તમે જમતા નથી ને હવે હોતા નથી આ બધું કેમ તમારું આવું બધું થઈ ગયું શરીરામ થઈ ગયું તેમ થઈ ગયું તો કે કાંઈ નહીં થોડી મજા નથી ના ના ના તમારે મને કેવું પડે હું તમારો અડધું ફાડું છું પછી બહુ આગ્રહ કર્યો તો કે આ ભાઈ મારી પીડા છે મારી પીડા મારી પાસે રહેવા દે તને દુઃખી મારે નથી કરવી તો કે ના ના તમારે મને હું દુઃખમાં ભાગીદાર ન બનાવો તો મને દુઃખ લાગે મને તમે કયો ને કયો તો કે સાંભળ આ રાજાની કુંવરી જોઈ ગયો છું ને મને પરણવાનો કોડ થયા છે એટલે આવું બધું થાય છે એક તો તું જાય પરણ્યો છું પણ મનમાં નીકળતું નથી લાવું બધું છે એટલે એટલે ઘરવાળી બહુ સમજુ એ ઓહો આટલી નાની વાતમાં તમે મૂંઝાઈ ગયા તો થઈ શકે એવું છે હે તો તો આજે છાપામાં અઠવાડિયે ભવિષ્ય વાંચ્યું સાચું પડશે કે પ્રેમ મુલાકાત થશે સાચું હા એટલે આ શું છે તો એમાં એવું છે હું હું ત્યાં જ જાઉં છું ને તે રાણીબા સાહેબ મારે ઓળખાણ છે ને એટલે હું દાસી જ છું ત્યાં રાણીને ધીમે ધીમે સમજાવી અને તમારે એને સંબંધ કરાવી દઈશ બહુ સારું તો તારા જેવું કોઈ નહીં રાણી પાસે ગયા મોઢું કેમ ફાટે એટલે વચન તો દેવાઈ ગયું પણ દેતા દેતા એ મૂંઝાણી પછી એ હો હોવાય એને ખાવું ભાવે નહીં એ દુબળી મળી પડવા એટલે આને કીધું તને કેમ થયું તમને થયું મને થયું મારે એને કેવું કેમ તો મેં કીધું તું ને તારું દરદ મારું દરદ તારી પાસે નથી દેવું એટલે દુબળી મંડીને પડવા એટલે રાણીએ પૂછ્યું કે તમે કેમ સુકાતા જાઓ છો તો કે તકલીફ છે ન તમે મને ન કહો તમે મારા પ્રિય દાસી તો કે મારો નહીં તો કહું દેહાત દંડ તો નહીં દો ને તો કે ના અભય વચન તો કે હા મને મારા પતિ બે ને તો કે બે ને તો કે આવું છે એટલે રાણી ગમ ખાઈ ગઈ એ કે આપ તો સીધું છે કઈ વાંધો નહીં અમે પરણાવી દઈશું હે શું વાત કરે હા અમારી કોવણી તમે પરણાવી દઈશું એને તમારા પતિને પરણાવી દઈશું હું વચન આપું છું બસ હું વચન આપું વચન વચન આપું કેમ બનશે પણ થોડી મારી શરત છે હું એક પરણકુટી બનાવી દઉં ત્યાં જ તમારા પતિએ રહેવાનું આખો દિવસ એમાં બેસવાનું દેહક્રિયા કરવા પૂરતી વ્યવસ્થા થશે બાકી મારા હાથનો બનાવેલો થાળ ઠાકોરજીનો પ્રસાદનો એ એમને જમવાનું અને હું સાંભળું મારા માણસો સાંભળે એવી રીતે એને રામ નામ ભજન કરવાનું કૃષ્ણ નામ ભજન કરવાનું એ સિવાય બીજું કાંઈ કરવાનું નહીં છ મહિના પૂરા થાય એટલે મારી દીકરી હું એને પરણાવી દઈશ બહુ સારો આને વાત કરી અરે છ મહિના હું છ વરો લઈ લઉં હું તો આમાં ભરણવા મળતો હોય તો શું વાંધો છે અમે બેઠા બેઠા એટલે ભાઈ એને બધું ગોઠવી દીધું રોજનું આ રીતે ભજન શરૂ થયું આવી રીતે ભગવાનનો ધરાવેલો પવિત્ર વ્યક્તિના હાથનો જો આ જમવાનો બધા સંયમ નિયમ જો હવે તમારે હોટલમાં ખાવું ને બધે જ્યાં ત્યાં રખડવું ને જેવી તેવી હોટલમાં ખાઈ આવો ને ડિનર પાર્ટીમાં જઈ આવો ને પછી કે વિકારો શાંત થતા થતા તંબુરામાંથી થાય વિજ્ઞાને સાબિત કર્યું છે પસીનામાં પણ વિકાર હોય છે કોઈનો પસીનો અડી જાય ને તો હાથ ધોઈ નાખવા જોઈએ હવે આ બધું રગદોળાયેલું ખાય તો પછી ક્યાંથી આમાં મેળ પડવાનો છે ઓલા બધા આવા એ બધા એવા જ હોય બધા એના ગાંઠિયા ખાવા એના પાપડા ખાવા પછી કે બહુ સેવા પૂજા કરી શુદ્ધ નથી થતો ગંધવાળું કેટલો બીજો લઈને આવીએ છીએ અઢારમો વચરામર ત્યાં ઉપર જ છે આખું તો પવિત્ર થાળ પ્રસાદ થાળ પવિત્ર વ્યક્તિ રાણી તો ખૂબ ભક્તિવાળા એને રાખ્યો ને પાછું આખો દિવસ ભજન બીજું કંઈ કરવાનું કોઈનું મોઢું જોવાનું નહીં ક્યાંય નીકળવાનું નહીં અને ભજન કરતાં કરતાં પાછી સકામ ભક્તિ હતી ભગવાન કરી દે એટલે એવો આર્ત ભાવે ભજન કરે એમ કરતા એક મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો ચોથો મહિનો પાંચમો મહિનો છઠ્ઠો મહિનો અડધો શરૂ થઈ ગયો ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ઓગળી ગયો છ મહિના પૂરા થયા અને પછી રાજાની રાણી એની કુંવરીને સોળ શણગાર સજી એની આરે લઈ અને ત્યાં એને ઝૂંપડી આવી બારણું ખોલો હું મારી દીકરીને પરણાવવા તમારા માટે લાવી છું ઓલા અંદરથી જવાબ દીધો કે હવે મને બારણું ખોલ્યું છે તો પરણવા માટે નહીં મને અહીંથી સીધો જંગલમાં જવા માટે રસ્તો કરી ગયો મારે જિંદગીમાં રામ સિવાય હવે મારે કાંઈ જોઈતું નથી હવે બસ મેં પામી લીધું મને બધું જ ઉતરી ગયું છે હવે આ બધું નકામું છે આ સર્વાંગી ભજન છે અને ભલભલાને આ સિદ્ધ થયા છે સાધનો એ વગર થતું નથી એટલે એકાંગી સાધન અને સર્વાંગી કરવું પડે અને પાછું ધીરજ રાખવી પડે ઘણા અધીરા બહુ થઈ જાય મને સપનું આવી જશે તો મને સ્ત્રીનો સંકલ્પ થઈ જશે તે તું માણસ છો તો થાય બધું થાય તને તું કઈ મળદું તો નથી તું પથ્થર તો નથી જુવાન છે તો અમુક વસ્તુ થાય પણ હવે રાતે મને ખરાબ સપનું આવશે તો તરત આવે જ નેગેટિવિટીથી આવે રાતે જાગી જાય ને તો કે હવે હુઈ જઈશ તો નહીં આવે ને હવે આમ નહીં થઈ જાય ને આમ દેખાઈ જાય છે મને આમ નહીં થઈ જાય ને એવી રીતે સતત નેગેટિવથી નકારાત્મક રીતે પણ સ્ત્રી અને કામ વિકારને છોડતો નથી પકડી રાખે છે એટલે વધારે ગૂંચવાય છે એટલે એકમ ચીનની છે તિબેટની વાત છે ને એક જણાને કોઈ કીધું કે મિલારાપા આવ્યા છે જંગલમાં એમ હા એની પાસે પહોંચી ગયો એને એમ કે મહાત્મા હોય ને એની પાસે કાંઈ જંતર મંતર કાંઈક હોય ગુપ્ત વિદ્યા એટલે ત્યાં જઈને પગમાં પડી ગયો એને કે મહારાજ હું એક આશાએ આવ્યું છું બોલો હું ગરીબ છું બહુ તો વાંધો નહીં મહેનત કરો હું આશીર્વાદ આપું તો કે એમ નહીં તમારી પાસે કંઈ મંત્ર હોય ને મંત્ર આપો જેથી લક્ષ્મીનો વરસાદ થાય અને બધું મને મળે મહાત્મા કે એવું કાંઈ હોય નહીં તો ના ના તમારી પાસે છે મેં જાણ્યું છે ઘણા પાસે અને તમે મારે આપવો ન હોય તો તમારી મરજીની વાત છે બાકી હું તમારી આશાએ આવ્યો છું બહુ લાગ્યો અને મહાત્માજી પછી અગડમ બગડે કાગળની ચબરખીમાં મંત્ર લખી દીધો આનો છે રોજ એકસો આઠ વાર જપ કરજે એકવીસ દિવસે તને લક્ષ્મીની પ્રાપ્તિ થશે અઢળક સંપત્તિ મહેનત કર્યા વગર મળશે હે ને નીકળ્યું ને આપ્યું ને પણ તમારે દેવું નહોતું ના આપ્યું ને એમ છે વાહે પડીએ તહીં દો મહાત્માજી કે પણ આ લઈ જા આ કરજે તું આસન પાથરજે ઉગમણું મુખ રાખજે શાંત બેજે હાથ પગ ધોઈ લેજે નવાય તો સ્નાન કરી લેજે વસ્ત્રો જેવા ધોયેલા હોય પહેરજે પણ એકવીસ દિવસ જપ કરીશ રોજ એકસો આઠ એટલે એક માળા કરવાની એકવીસ દિવસ પૂરા થાય લક્ષ્મી તેને આપોઆપ મળશે હીરા ઝવેરા જે વાહ પર મજા કરે ખુશ થઈ ગયો પાંચ ડગલા ઝૂંપડીમાંથી નીકળ્યો ને ત્યાં મહાત્માએ કીધું એ ભાઈ એ ઊભો રહીજે બધું કરજે પણ એક વસ્તુ યાદ રાખજે મંત્ર જપ કરે એકવીસ દિવસ દરમિયાન વાંદરું ક્યાંય જોતો નહીં અને વાંદરાને યાદ કરતો નહીં આટલું પાળજે આટલો જ એનો વિધિ નિષેધ છે બસ વાંદરાને જોવું નહીં અને વાંદરાને ક્યાંય યાદ નહીં કરવાનું જેટલું જો યાદ કરીશ તો પછી મંત્ર નિષ્ફળ થઈ જશે પણ યાદ રાખજે હો વાંદરું યાદ કર હું શું કામ મહાત્માજી વાંદરાને યાદ કરું હું કોઈથી વાંદરાને મેં જોયું અમારા દેશમાં ક્યાંય વાંદરું છે ભલે વાંદરું ન હોય પણ વાંદરું યાદ કરતો નહીં તો કે ન કરું પણ તું યાદ રાખજે વાંદરું તું યાદ કરતો નહીં બસ હું નહીં કરું કોઈ રીતે પણ આ છે એટલે તને કહું છું પછી તું મને ગાળો દેતો નહીં મંત્ર નિષ્ફળ ગયો વાંદરાને એને આડવેર છે વાંદરું યાદ કરતો નહીં તો કે બાબા નહીં યાદ કરું બસ તો મંત્ર સિદ્ધિ તને તત્કાળ થશે ગયો મગજમાં વિચાર કરે બધું વિધિત કાંઈ બીજું છે નહીં વાંદરું યાદ નહીં કરવા બસ નાની બીજું તો કાંઈ છે નહીં પાડવાનું આપણે એકવીસ દિવસ આપણે ક્યાં શું લેવા દેવા છે વાંદરાને યાદ કરીએ આપણે વાંદરાને લેવા દેવા શું છે વાંદરાને યાદ કરી અને આપણે આજુબાજુ ગામડામાં કે વાંદરું છે નહીં આપણે શું કામ વાંદરું યાદ કરી વાંદરા બે પ્રકારના છે કાળા મોઢાવાળો લાલ મોઢાવાળો હા આપણે લાલ કે કાળું બેમાંથી એકે આપણે દેશમાં નથી આપણે શું કામ વાંદરું યાદ કરવું છે આપણે ક્યાં વૃંદાવન જવું છે ત્યાં લાલ માકડું દેખાય આપણે ક્યાં બીજે જવું છે ત્યાં આપણે ગુજરાતમાં કાળા વાંદરા દેખાય આપણે વાંદરું યાદ નહીં કરીએ એકવીસ દિવસનો સવાલ છે ને બાવીસમે દિવસે તો ધન વર્ષા વાંદરું યાદ નહીં કરીએ હવે માળા લઈને બેઠો અને આ માળા કરે બસ એક વાંદરું યાદ નહીં કરવાનું બીજું બધું કરવાનું વાંદરું પણ જ્યાં ભાઈ એક માળા કરવા જાય ત્યાં વાંદરું યાદ આવે અને વળી પાછું એકડે એકથી શરૂ કરે અને કાઢવા પ્રયાસ કરે અને જેવું આમ કરે ત્યાં વાંદરું યાદ આવે અગિયાર દી થયા ને તો વાંદરું પૂછડા હોતું હામે દેખાણું અગિયારમે દિવસે હામું હોતું નતું તોય દેખાણું આ માળા લઈને ઓલા મહાત્માજી પાસે જઈને ઘા કરીને કે આલે રાખ તારું બીજે જન્મે દેશે કોઈ દી કેતો ની વાંદરું યાદ નહીં કરવાનું એમ આ એ કઈને પથારી ફેરવી નાખી આ ન કીધું હોત ને તો મારે વાંદરાને કઈ હનમ હું તો કઈ નથી આ પકડાવી દીધું નેગેટિવ તે વાંદરું જ આવે છે હજી નથી નીકળતું આ નેગેટિવિટીનો આ છે હવે શ્રી છે ઓલા વાંય છે આ મેગેઝિનમાં બૈરા છે આના પૂઠે પેલું છે એ જે હોય તે નોર્મલી સહજ રીતે એને ભૂલીને આપણે આપણું કામ કરાય હવે થઈ રાખે છે થઈ જ રાખે છે ગંગાડનર ભૈરો છે ભૈરો છે આપણે ક્યાં જન્મ ચોખા છે આપણે ક્યાં જોગી સેવા સ્વામી જેવા જન્મજાત મહાપુરુષ છે છે પણ એને સંભારાય નહીં એ મળમૂત્ર જેવું છે આ બધા છે ને તમારે ઘરે લગ્ન છોકરાને માંડવો માંડ્યો હોય ને ત્યારે અમુક લોકો છે ને એ વગર આમંત્રણે કથરોટો લઈને આવી જાય હોય ને ગામડામાં ખાસ હોય પછી તમે વરના બાપ હો એટલે તમને ઓળખતા જ હોય ગામના બધા એ જે વરણ હોય આવીને બેસી જાય કથરોટ્યું લઈને બેસી જાય એમ બે લાઈન બનાવી દીધી હોય વરના બાપ નીકળે ને એટલે તરત ઉભા થાય હે બાપા એ બાપા એ ભાઈ હવે કાકડે એમાં જો તમે એને એટલું કયો ખમો ખમો ત્યાં તો તમારી પાસે અડીને ઝૂમી જાય દિવસ દિવસ દિવસ દિવસ પણ અમુક પાકા હોય એ ઓલા કથરોટેલું ઊભા થાય ને સાંભળે જ નહીં ને એટલે ઓલા કટોરા ઉભા લઈને પાછા ઠરીને બેસી જાય આ કામ ક્રોધ છે એની યારે જીભા જોડી કરો ને તો હામાં થાય એની યારે લપજ ન કરાય એ વળગે ઉલટાના એને બોલાવાય જ નહીં પણ એમાં શું કરાય એક દ્રષ્ટાંત દઉં તમને ટ્રેનમાં એક જણો બેઠો હતો ને અને મારે જો પાતળો હાવ ઠીકા જેવો એ બેઠો હતો ત્યાં એક જણો આવ્યો બીજો હા મોટો બે જણા ભેળા બાંધ્યા હોય એવો બે ત્રણ ફૂટબોલ ગળી ગયો હોય પેટ અને અડધો અડધો ફૂટની મૂછ્યું હાવી મોટી બબે લીંબુ ફાડીને મૂકી આવ્યું આંખ્યું આવીને એટલે દાહ બધાને બેન્ચ ઉપર રેલવે બેઠો ત્યાં બોલો આગો ખરી ગયો પાછો એને કોણી મારી ચાલ હટકે બેઠ અરે બાપા હું મારી જગ્યાએ બેઠો છું તુમ તમારી જગા પે બેઠા લેકિન મારી જગ્યા બળી હે અરે તમારી બળી હે તો અમારી બી બળી હે નહીં માને નહીં હેરાન કરે એ વિન્ડો બંધ કર એ ખોલ એસા કર તૈસા કર ઠોહા મારે પગ લાંબા કરે એવો હેરાન કરે ઓલાને હુક લકડી માણસને અને આને કઈ થાય નહીં આને બીજું શું કરો ઉભો થઈને એક કોણી મારે તો ઓલાનો દમ નીકળી જાય પણ આડો મનમાં વિચારા કરે કે આને કાંઈક કરવો તો પડશે પાધરો અને હવે કાંઈ હાથમાં જ ન આવે ભૂખ લાગી એમાં રેલવે ઊભી રહી સ્ટેશને થોડું વેઇટ મોટ હશે જાજુ તે સરસ મજાના પોપૈયા દેખાણા તો પાકું સરસ મજાનું ગળેલું પોપૈયું મોટું લઈ આવ્યું એ જમાનામાં પોપૈયા સારા હતા મીઠા મીઠા એમ સુધારો ત્યાં રસદાર નીકળે હવે આપણે માંદા પડવા પોપૈયા ખાવા હાટું માંદા પડીએ એવું થઈ જાય એવા પોપૈયા આવતા એ પોપૈયા લઈ આવી અને આવ્યો અંદર હવે બેઠો હતો ને બાજુમાં બેઠો એક છરી કાઢીને પછી ઓલાને કે પોપૈયું ખાશો ખાવામાં તો કોઈ ના પાડે એને જાડા માણસ જ ના પાડે નહીં અને એને તરત પોપે સુધાર્યું ઓલામાંથી બી લઈને આમાં નાખ્યા અને કીધું આ તમે જાળી રાખો આ બી હું છે ને બાથરૂમમાં બધે ઠલવી અને આવું એટલે ઓલો પોપિયો જાળીને બેઠો લગ્ન માંડવામાં નાળિયેર લઈને બેઠો હોય એમ અરે ઓલો ગયો એ ઓલો ગયો ને એ બારી પાસે તો બારણા પાસે આવી આમથી બે પોલીસ આવતા હતા આમ જોઈ અને બે પોલીસના ઉપર બીયા હોતો પોપે બાણ દઈને ઠોક્યો અને ઠોક્યો અને આમ કરીને આમ કરીને નીકળીને વયો ગયો ઓલો પોલીસ કે મારો મારો આ પોપૈયા વાળો છે કોણ આપણા ઉપર પોપૈયા નાખી દે છે ક્યાં ગયો અને ઓલ્યો તો નીકળીને છે પેલા ડબ્બે વયો ગયો અને પોલીસ ખીજના માર્યા પોપૈયા લૂછી બૂછી હાથમાં ખીજના માર્યા ડંડા લઈને આવ્યા પોપૈયા વાળો છે ક્યાં આ બેઠેલો ચાલીને પોપૈયો પોલીસ ઉતરી જ પડી ઓલો કે ક્યાં હે ક્યાં હે તેની જાત કા હમ લોકો કો પણ એવો માર્યો એવો માર્યો પોપિયો તો હેઠો પડી ગયો બીજો અને ઓલાને ધોઈ નાખ્યો ઢળી બે જણા લઈને લોકઅપમાં પૂરી દીધો ત્યાં એટલો માર્યો મન પડે ત્યારે પાછા પોલીસ મારી આવે ને ટ્રેન છૂટી ગઈ સ્ટેશન ક્યાં જવાનું એ છૂટી ગયું સામાન બામાન રહી ગયો અને જે પોલીસને વાત કરી બીજા બે પોલીસ આવીને પાછી બીજી બે ભાઠા મારી આવે આખો દિવસ મરાયો ઓલાને તોડી નાખ્યો એમાં કામ કરો છે ને એની યારે આપણે ન જવાય એને ઠાકોરજીને ભટકાડી દેવાય ઈ એને ઠેકાણે પાડે આપણે કાંઈ ન કરી શકીએ એને સંભાળી દે લે મારા આ રાખે આ બધું આવું છે આ બધું તું કર પણ હવે હું આમ કરી લઉં હું તેમ કરી લઉં હું આ બધા પ્રાણી એ કાંઈ ન થાય એમ ઘણા એમ કેતા ને મને તો કોઈ દી સ્ત્રીનો સંકલ્પ થતો જ નથી ધન સ્ત્રીમાં તો મને કેવું જ ન પડે એ પંદર દીમાં ભોપાળું થાય આ ઠાકોરજીને ભળાવાય આપણે સાદી સીધી રીતે એની માયા છે એમાં આપણે તાગ ન આવે ઠાકોરજીને સોંપી દેવાય એટલે એ એનું કરી એટલે સર્વાંગી ભજન ધીરજતા નેગેટિવિટી પણ ન હોવી જોઈએ અને થાકવું પણ ન જોઈએ અને ઘણા લોકો કે આટલું એટલું કર્યો ને હવે કાંઈ મેળ પડતો નથી એટલે મહારાજ કે અભ્યાસ અભ્યાસ કરી રાખો તો જેમ દોરડી છે એ કાપા પાડે એ પહેલાં ન પડે એવા નરમ કાપા પાડે એમ ધીરે ધીરે પણ અભ્યાસપૂર્વક કરી રાખે તો વાંધો નહીં પણ થાકી જાય ત્યાં કોક એવો મળે શું છે બહુ તકલીફ છે હાલો આમ આમ કર્યું તેમ કર્યું છતાં વિકારો તો ઓછા થતા નથી હવે જોજો આ ફરીથી ઓલા લોકોને આજની પ્રવર્તિત પ્રિવિલેજ જે છે ને આ એ તમે ફિલોસોફી કહું છું <clears throat> તમે સાંભળો તમે ખોટે રસ્તે છો આ કરવાનું જ ન હોય તમે મિસગાઈડ થયા છો ધર્મકથામાં ગયા હતા સત્સંગમાં ગયા હતા ત્યાં જવાય જ નહીં આ કામાદિક વૃત્તિ છે ને એ ભોજન જેટલી સહજ છે ખાવાની ભૂખ લાગે છીંકની આવેગ થાય ઉધરસને આવેગ થાય આ બધું સહજ છે એટલે સહજ પણ એનો સ્વીકાર કરો તો સુખ છે લડવામાં કોઈ ફાયદો નથી એની સાથે ભળી જાઓ એની સાથે મૈત્રી કરો અને જેવી રીતે ભોગ એવી ધીમે ધીમે ચાલો કંદોઈની દુકાનમાં બેઠેલા કંદોઈને કોઈ દિવસ મોહનથાળનું આકર્ષણ હોતું નથી આ તમે છે ને એ બધું છોડી નીકળી ગયા એટલે આવું બધું થાય છે આને છે ને નોર્મલ સ્વીકાર કરો જાણે ભગવાનના મંદિરમાં જઈએ છે એવા પ્રેમથી સ્વીકાર કરો અને આને એમ થાય મળવા સાચું છે એટલે આમાં પછી ચડી જાય શું પણ ભાઈ ભૂખ છે એ સહજ વૃત્તિ છે એની ના નથી છતાં એમાં સંયમ હોવો જોઈએ કે નહીં એમાં અતિરેક જેવું કંઈ હોય કે નહીં એમાંય સંયમ રાખવો પડે છે તો પછી આમાં કેમ સંયમ ના રાખવો પડે રાખવો જ પડે ક્રોધ છે એ પણ એવી સહજ આવેગ છે ક્રોધ પણ એનો છૂટો મૂકી દેવાય સહજ આવેગ છે કોણ ના પાડશે ચાલો ક્રોધ છે એ પણ સહજ આવેગ છે પણ એને છૂટો ન મુકાય એને રોકવો જ પડે એમ કામ પણ સહજ આવેગ છે એ સો ટકા પણ એને છૂટો મુકાય નહીં એટલે બે વસ્તુ કરવી પડે એક એને કાબુમાં રાખવો એટલે એનો અર્થ એવો દમન કરવું પણ એકલા દમનથી ન થાય કાર્યાણીનું ત્રીજું વચરામાં મહારાજ કે એની સાથે વિચાર રાખો એ વિચાર અને દમન બે રાખે તેને મોટો સાધુ ગણવો અને એનાથી જ કામ પાર પડે એ વિચાર શું છે વિવેકપૂર્વકની સમજણ વિકસાવીને એની ગાંઠ પાડવી મનમાં એ વિચાર છે આ કરવું આ ન કરવું આ કરવું તો શા માટે કરવું આ ન કરવું તો શા માટે ન કરવું એવી જે વિચાર એવી જે સમજણ એનો વિકાસ કરવો અને બુદ્ધિમાં દ્રઢ ગાંઠ વાળવી એને વિચાર કહેવાય એને સમજણ કહેવાય અને રોકવું મનને શરીરને ઇન્દ્રિયો ઇન્દ્રિયોને શરીરને રોકવા એને દમન કહેવાય દમન અને વિચાર બે ભેળા કરે ત્યારે એના કામાદિક વૃત્તિઓનો સંહાર થાય છે સંયમ થાય છે નિયમ થાય છે એના વ્રત પડે છે આ બધું છે પણ એ વિચાર ક્યાં ક્યાં વિચાર કરવા એ આ વચનામૃત તોતેરમાં છે પણ એની વાત હવે આપણે આવતે વખતે લઈશું અહીંયા એટલું છોડી દઈએ બોલો સહજાનંદ સ્વામી મહારાજ